આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું સુડતાલીસમું વચનામૃતમ વાંચ્યું આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તો હોય તેમાં કોઈને ધર્મનિષ્ઠા પ્રધાન હોય એટલે કે ધર્મમાં દ્રઢતા મુખ્યપણે હોય કોઈને આત્મનિષ્ઠા પ્રધાન હોય કોઈને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય કોઈને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ સરે સર્વે હરિભક્તમાં હોય જો એ હરિભક્ત હોય તો પછી શ્રીજી મહારાજે કહ્યું કે ધર્મનિષ્ઠા વર્તતી હોય તો એના કેવા લક્ષણ હોય એ વિગતવાર સમજાવે આત્મનિષ્ઠા હોય વૈરાગ્ય નિષ્ઠા પ્રધાનપણે હોય કે ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય તો તે તે વ્યક્તિના લક્ષણો કેવા હોય એનું સ્પષ્ટપણે નિરૂપણ શ્રીજી મહારાજે કરી બતાવ્યું પછી છેલ્લે એમ કહ્યું કે આ વાર્તા છે એ તો દર્પણ તુલ્ય છે એટલે કે અરીસા જેવી છે અરીસામાં સૌને પોતપોતાનો યથાતથ ચહેરો દેખાય છે એવી રીતે આ શ્રીજી મહારાજની વાર્તાને જો ધ્યાનપૂર્વક શ્રવણ કરે મનન કરે તો પોતે કેવો છે એ દેખાય આવે ધર્મમાં રુચિ છે તો હવે એ ધર્મનિષ્ઠામાં ક્યાં સુધી પહોંચ્યો છે એ સમજાઈ જાય આત્મજ્ઞાનમાં રુચિ છે તો એ આત્મજ્ઞાનમાં ક્યાં સુધી પહોંચ્યો છે એ સમજાઈ જાય વૈરાગ્યમાં રુચિ હોય તો વૈરાગ્યમાં ત્યાં ક્યાં પહોંચ્યો છે એ સમજાઈ જાય ભક્તિમાં રુચિ હોય તો એ ભક્તિમાં કઈ સ્થિતિએ પહોંચ્યો છે એને સમજાઈ જાય તો ચાર નિષ્ઠા એમાંથી આજે આપણે પ્રથમ આત્મનિષ્ઠા વિશે થોડું સમજીશું આત્મનિષ્ઠા વિશે શું કહ્યું છે પેલા થોડું વાંચી લઉં કે જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તા રૂપે એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી શકે નહીં એવી પ્રકૃતિવાળો હોય તો આ આત્મનિષ્ઠાની એક સ્થિતિ બતાવી છેલ્લું સ્ટેજ બતાવ્યું એ વિશે આપણે આગળ કોઈક કોઈક વચનામૃતમાં થોડી થોડી છણાવટ કરી છે છતાં પણ સમય અનુસાર એની પછીથી જ ચર્ચા લઈશું એ પહેલા આ મંજિલ સુધી પહોંચવા માટે જે સાધના આવશ્યક છે જે પગથિયાની જરૂર છે જે સમજની જરૂર છે એ થોડું વિચારી લઈએ તો કઠોપનિષદમાં એક સુંદર પ્રસંગથી શરૂઆત થાય છે ઉદાલક ઋષિ વિશ્વજીત નામે યજ્ઞ કરે છે યજ્ઞમાં જે જે બ્રાહ્મણો આવે છે એને ગૌદાન કરે છે પરંતુ ઋષિ એવું દાન ગાયોનું કરે છે કે જે ગાયો દૂધ આપી ચૂકી છે વસુકી ગઈ છે ઘરડી થઈ ગઈ છે એવી ગાયો ગોતી ગોતીને બ્રાહ્મણોને દાનમાં આપે છે હકીકતમાં દાન શ્રેષ્ઠ વસ્તુનું હોય અને ઉપયોગી વસ્તુનું હોય પરંતુ ઉપનિષદ આપણા માનવ સમાજની એક જે સહજ પ્રકૃતિ છે એનું સુંદર નિરૂપણ કરે છે મોટે ભાગે એવી વૃત્તિ હોય કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ઉપયોગી હોય ત્યાં સુધી એનો પોતે ઉપયોગ કરી લેવો પછી જ્યારે બિન ઉપયોગી થઈ જાય ત્યારે લોકો વિચારે કે હવે મંદિરમાં આપી દો તમે જોજો કોઈ સારી ગાડી લઈ આવે પછી કહ કાઢી લે પછી કે હવે ગુરુકુળમાં દઈ દો ભલે બિચારા રિપેરિંગ કર્યા રહે છે યુવાન હો આપણે યુવાન હોઈએ જેસ્ટ ભરપૂર હોય આમ રસકસ શરીર યૌવનમાં અંધારામાં અધગાવ દેખાતું હોય એવી તાકાત હોય ચાલતો હોય તો ધરતી ધ્રુજતી હોય એવી શારીરિક સૌષ્ઠકતા હોય ત્યારે સંસાર ભોગમાં એનો ઉપયોગ કરીએ યુવાનનો શરીરનો અને સાવ ખખડીને ખોખું થઈ જાય એટલે પછી મંદિરે જઈને બેહે અને ભગવાનને કે લે ઠાકર હવે તું મારું દર્શન કર કારણ એને દેખાતું ન હોય ન આંખે દેખાય ને કાને સંભળાય ત્યારે ઠાકોરને મંદિરે જઈને બેસે એ ઘરમાં રહેવા ન દેતા હોય એટલે બેસે ઉપયોગી હોય ત્યાં સુધી આપણે પોતાના સ્વાર્થમાં સંસારના ઉપભોગમાં દરેક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ નિરુપયોગી થઈ જાય ત્યારે આપણે દાન કરીએ છીએ એ વૃત્તિનું અહીંયા ઉપનિષદ ઉદઘાટન કરે છે એક દરબારને ત્યાં ગાય હતી તો ગાય મરવા પડી આડી પડી ગઈ આંખો ફાટી ગઈ જીભ નીકળી ગઈ પૂંછડું હલાવે એટલી તાકાત રહી નહીં ગાયમાં ઊભી થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી અને દરબાર દોડ્યા જટાશંકર મહારાજ ગોરદાદા પાસે ગામમાં કે ભૂદેવ પધારો મારે ઘેરે તો કેમ તો કે મારે ગાયનું દાન કરવું છે ગોર બાપા રાજી થઈ ગયા ગૌદાન મળતું હોય કોણ ના આવે પૂજા પણ સામાન લઈને જેવા આવ્યા ને ગાયને જોઈને ત્યાં ગોરદાદા અવાક થઈ ગયા દરબાર કે હાલો હાલો જલ્દી સંકલ્પ કરાવો પૂછડી લ્યો હાથમાં ગોરબાપા કે મારે નથી ગૌદાન લેવું અરે તમારે લેવું નથી પણ મારે દેવું એનું શું હાલો હાલો ઝટ કરો મુહૂર્ત વયું જાય છે એ હાથમાં પૂછડું પકડાયું ગૌદાનમ સમર્પયામી એમ જ્યાં બોલે ત્યાં ગાય મરી ગઈ ગઈ દરબારને એ મુહૂર્ત વયું જતું હતું બીજું કોઈ નતું પછી દરબાર કે ગોર મહારાજ હવે આ દાનમાં મેં તમને આપી ગાય તમારી કહેવાય હવે આને લઈ જાઓ ગોર બાપા ક્યાં મરી ગઈ છે મરેલી હોય કે જીવતી તમારી છે અહીંથી ઉપાડો ગોર દાદા એ ઉપાડવાના સો રૂપિયા આપવા પડ્યા આને દાન ન કહેવાય આને નિકાલ ગીરો કહેવાય ઉત્તમ વસ્તુનું દાન અપાય ઉપયોગી વસ્તુનું દાન અપાય વસુકી ગયેલી વૃદ્ધ ગાયો આપે છે ત્યારે એનો પુત્ર ઋષિનો નચી કહેતા એને વિચાર થયો કે મારા પિતાજી ખોટું કામ કરે છે આનાથી દુર્ગતિ થશે પણ બાપુજીને કહેવું કેમ એટલે વિચારે છે કે કદાચ પુત્ર મોહ દરેક સંસારીઓને હોય એટલે એને એમ હોય કે મારી પાછળ દીકરો છે તે દીકરાને માટે શું બચશે એટલે થોડું બચાવતા હોય પણ વિશ્વજીત યજ્ઞ છે એમાં સર્વસ્વનું દાન કરે એને વિશ્વજીત યજ્ઞ કહેવાય એટલે વિવેકથી પ્રશ્ન કરો કે પિતાજી તમે મને કોને દાનમાં આપશો જો દીકરાને જ આપી દેવાનો હોય તો પછી કઈ કોઈ બચાવવાની જરૂર રહેતી નથી પિતાજી તમે મને કોને દાનમાં આપશો ઉદાલક ઋષિ પિતાજી સમજી ગયા ધ્યાન આપ્યું નહીં બીજી વાર પૂછ્યું ત્રીજી વાર પૂછ્યું એટલે ક્રોધ ચડ્યો પછી તમને ખબર છે બધા આમડામાં બધી રિવાજ છે માની પાછળ બહુ છોકરું લાગે ને કઈ વેન કરે હઠ કરે પછી બોલે મરીને મારા રોયા મરી જાય એવું ઈચ્છે નહીં પણ આ એક હડસેલવાની પદ્ધતિ એમ ઋષિ પણ એ વખતે બોલ્યા હું તને મૃત્યુ વેતવા દદામી હતી હું તને મોતને આપું છું મૃત્યુના દેવને આપું છું જા હું મૃત્યુને આપું છું તને એ જ અર્થ થયો મરને મારા રોયા એમ એ બ્રહ્મકુમાર એ જ ક્ષણે યમરાજ ધર્મદેવને મળવા માટે ચાલી નીકળ્યા સદેહે ચાલી ગયા આ બન્યું એવું કે ત્યાં પહોંચ્યા નથી કેતા તો ત્યારે ધર્મરાજ યમ ઘેર હાજર નહોતા બહાર ગયા ત્યાં ગયા ને એનો પ્રભાવ છે ધર્મરાજ હાજર નહોતા બાર ગામ ગયા હતા કદાચ લગ્નગાળો હોય ત્યાં આવતું છે આવું એને ગામત્રા આવતા હોય એટલે બાળક નચી કેતા ધર્મરાજ હાજર નથી એટલે ત્રણ દિવસ અને ત્રણ રાત એ ત્યાં બેસી રહે છે ચોથે દિવસે ધર્મરાજ આવ્યા નચિકેતાની મુલાકાત થઈ અતિથિ છે પ્રસન્ન બહુ થયા ભૂખ્યા તરસ્યા બેઠા એટલે ત્રણ દિવસ ત્રણ રાતના ત્રણ વરદાન માગવાનું કહ્યું એમાં ત્રીજું વરદાન જે મહત્વનું છે નચિકેતાએ કહ્યું કે મને વરદાનના રૂપમાં એક પ્રશ્નનો ઉત્તર આપો એ સિવાય મારે જોઈતું નથી બહુ કિંમતી પ્રશ્ન કે દેવ યમ પ્રેતે વિકિતસિતા મનુષ્ય અસ્થિતિ ઇતિ એકે નાયમ અસ્થિ ચેકે માણસ મરી જાય પછી અમુક લોકો એમ કહે છે કે આત્મા રહે છે આત્મ તત્વનું અસ્તિત્વ રહે છે ત્યારે કોઈ કેમ કહે છે કે શરીરના મૃત્યુ સાથે બધું સમાપ્ત થઈ જાય છે કોઈ આત્મતત્વ બચતું નથી તો આમાં હકીકત શું છે કારણ કે આપના સિવાય આ પ્રશ્નનો ઉત્તર યથાર્થ કોણ આપી શકશે માટે આપ બતાવો કે શરીરના મૃત્યુની સાથે બધું સમાપ્ત થઈ જાય છે કે પછી આત્મા જેવું કોઈ અસ્તિત્વ રહે છે અતિ કિંમતી જીવનના પાયાનો આ પ્રશ્ન છે જો તમે વિચારશો તો કિંમતી લાગશે નહીં વિચારો તો કંઈ કામ નહીં આવે કારણ કે આ પ્રશ્નના આધાર ઉપર જ પૂરી આપણી આધ્યાત્મિકતા ઉભેલી છે જીવનનો સુંદર મોડ મળતો હોય તો આ પ્રશ્નના ઉત્તરમાં છે એટલા માટે કે જો મર્યા પછી આત્મા જેવું તત્વ કંઈ બચતું હોય તો ન્યાય નીતિની સાર્થકતા છે તો ધર્મ પાલનની સાર્થકતા છે તો પરમાત્માની સાર્થકતા છે તો ભગવાનની ભક્તિ ઉપાસનાની સાર્થકતા છે કે ઉપયોગીતા છે યોગ્યતા છે તો આપણે જે કઈ વ્રત નિયમ જપ તપ દાન હોમ કરીએ છીએ એની સાર્થકતા છે પરંતુ જો મરી ગયા અને બધું સમાપ્ત થઈ જતું હોય કોઈ બચતું ન હોય આપણે પોતે અસ્તિત્વ ન રહેતું હોય આપણું તો પછી નીતિ અનિતિના વિચાર કરવાની શું જરૂર છે સમજાય છે તો પછી ધર્મ અધર્મ પાપ પુણ્યના ખ્યાલ રાખીને ડગલે ડગલે જીવવાની શું જરૂર છે આપણે ખલાસ થયા સાથે ખલાસ થઈ ગયો દીવો બુજાઈ ગયો જ્યોતિ ગઈ પૂરું થઈ ગયું પરંતુ જો આપણે બચતા હોઈએ આત્મા રૂપે આત્માનું અસ્તિત્વ રહેતું હોય તો સાવધાન કારણ કે તો એક એક પગલું સંભાળીને મૂકવું પડશે કારણ કે એક એક કર્મનો જવાબ દેવો પડશે એક એક હિસાબ આપવા પડશે કારણ કે મૃત્યુની સાથે પુનર્જન્મ જોડાયેલો છે લક્ષ ચોરાસી જોડાયેલી છે અનેક યાતનાઓ જોડાયેલી છે જે દેહો કૂતરા ગધેડા આદિકની યોનિઓ છે એ આપણા માટે પ્રતીક્ષા કરીને ઊભી છે જો આપણે સમાપ્ત ન થઈ જતા હોઈએ તો આજે આપણે જે કાંઈ થોડું કરતા હોઈએ તેના પાયામાં આત્મતત્વના અસ્તિત્વનો સ્વીકાર છે એ બહુ કિંમતી પ્રશ્ન છે પરંતુ પોતે પોતાને થોડો પૂછવાની જરૂર છે તો નથી કહેતા કે અમુક લોકો કહે છે કે બચે છે અને અમુક કહે છે કે નથી આત્માનું અસ્તિત્વ રહેતું એનો ઉત્તર મને આપો નચિકેતાને ધર્મરાજ ઉત્તર આપે એના પહેલા આ અત્યારે પ્રવર્તમાન સ્થિતિમાં સાંપ્રત કાળમાં જે વિદ્વાનો ચર્ચા કરતા હોય છે અને એમાંથી થોડી આપણને ઉપયોગી સમજાય એટલી ચર્ચા લઈ લઈએ તો આજે ઘણા લેખકો વિદ્વાનો ચિંતકો એવું કહે છે કે આત્મા જેવું શાશ્વત નિત્ય તત્વ છે જ નહીં આ શરીરમાં કોઈ એવું તત્વ નથી પરંતુ એક રાસાયણિક પ્રક્રિયાથી પેદા થતી ચેતના માત્ર આપણું અસ્તિત્વ છે ધ્યાનથી સાંભળજો જેવી રીતે છાણ પડ્યું હોય ગાયોનું પશુઓનું તો એમાં અમુક સમય થાય એટલે પછી જીવાતો પેદા થાય છે એક રાસાયણિક પ્રક્રિયાથી પેદા થયેલી ચેતના માત્ર છે અને જેમ બેટરીમાં સેલ હોય છે એમ એની અંદર પાવર હોય છે તો પાવર વપરાઈ જાય એટલે ડ્રાય બેટરી ખાલી થઈ પછી એ આપણે સેલની કોઈ સ્મશાન યાત્રા કે વિધિવત વેદ મંત્રોથી અગ્નિ સંસ્કાર કરવાની જરૂર નથી એવી રીતે આ શરીરમાં રાસાયણિક પ્રક્રિયાથી પેદા થતી ચેતના માત્ર આપણું અસ્તિત્વ એ શરીર પડતા ચેતના પૂરી થઈ ગઈ પાવર ખલાસ થયો પછી કોઈ ગુજરી જાય એની પાછળ શ્રાદ્ધ કરવું દાન પુણ્ય કરવું ભજન ભક્તિ કરવા સત્કાર્યો કરવા કોઈ જરૂર નથી કારણ કે કોણ બચ્યું છે કોને પહોંચવાનું છે માટે આ નિરર્થક ક્રિયાઓ છે ભસ્મીભૂત દેહસ્ય પુનરાગમનમ કુતઃ શરીર બળી ગયું ખલાસ થયું ગયા તેના કોઈ સમાચાર નથી કોઈએ તાર લખ્યો નથી કોઈ ટેલિફોન કર્યો નથી કોઈ મોબાઈલ કર્યો નથી કોઈ ઇન્ટરનેટમાં મેસેજ આપ્યો નથી ઈમેલ આવ્યો નથી એસએમએસ આવ્યો નથી અને આજના વૈજ્ઞાનિક યુગમાં માનવું કે આત્માનું અસ્તિત્વ રહે છે એ તો નરી મૂર્ખામી કહેવાય કારણ કે તમે એમ કહો છો કે આત્માનું અસ્તિત્વ હાર્ટ હૃદયની અંદર નિવાસ છે રૂસ્થણું હૃદયમાં જીવ બેઠો છે હા તો આજે તો ડોક્ટરોએ વૈજ્ઞાનિકોએ સાયન્ટિસ્ટોએ કેટલી કેટલી ચીરફાડ કરીને કેટલા કેટલા મોટા યંત્રો ગોઠવીને એને શોધો કરી છે પણ એની ક્યાંય એવું ચેતનાનું તત્વ દેખાયું નથી અને જે હૃદયમાં તમે નિવાસ કરવાની વાત વારંવાર ઠોકમ ઠોક કરો છો એને તો ડોક્ટરો જયારે હાર્ટ ઓપરેશન કરે છે ત્યારે એને બંને બાજુથી કાપીને ટેબલ ઉપર મૂકે છે અને યંત્ર મારફત એની બ્લડ સપ્લાય થાય છે અને રુધિરની શુદ્ધિકરણ ચાલે છે તો તમારો કહેવાતો આત્મા ક્યાં ગયો પડકાર છે ને ક્યાં ગયો આત્મા હૃદયમાં હતો તો પછી એટલે કોઈ હૃદયમાં એવું આત્મતત્વ નિવાસ કરતું હોય એ આજના યુગમાં સિદ્ધ થતું નથી માટે ખાવો પીવો વોચ કરો ડ્રિંક વેટ બી મેરી અને મરી જાઓ તો એની સામે જે લોકો જવાબ આપે છે એ થોડો સમજવા જેવો છે આમાં જે ઘરડા માથા થઈ ગયા છે ને એને તો કાંઈ કામનું જ નથી પણ જે આજની ઉછરતી પેઢી છે એને જો આમાંથી ક્યાંય એકાદ હિંટ મળી જાય તો એનો જીવ બચી જાય તો અમુક લોકો એમ કહે છે કે ભાઈ તમે એમ કહો છો કે આ એક આત્માનું અસ્તિત્વ નથી પણ પેદા થતી રાસાયણિક પ્રક્રિયાથી એક ચેતના માત્ર છે તો એ વાત સદંતર ખોટી છે તમે એમ કહો છો છાણમાંથી જેવી રીતે જીવાતો પેદા થાય છે એવી રીતે એક ચેતના પેદા થાય છે રાસાયણિક પ્રક્રિયાથી ચેતના પેદા થતી નથી મુરબી પરંતુ એક બોડી પેદા થાય છે શરીર પેદા થાય છે રાસાયણિક પ્રક્રિયાથી શરીર માત્ર પેદા થાય છે આત્મા તો એમાં પરમાત્મા પ્રવેશ કરાવે છે પરમાત્મા એમાં આત્મા મૂકે છે બાકી રાસાયણિક પ્રક્રિયાથી આત્મા પેદા થતો નથી અને તમે જે છાણમાં જીવાતો પેદા થાય છે એને રાસાયણિક પ્રક્રિયા કહો છો એવી તો શાસ્ત્રોમાં ઋષિઓએ પહેલેથી શાસ્ત્રોમાં કહેવાયેલું છે કે ચાર પ્રકારે યોની છે સ્વેદજ જરાયુજ અંડજ ઉદ્ભીજ એમાંની આ સ્વેદજ યોની છે ભાપ પસીનો એ સ્વેદમાંથી આ પેદા થતી યોનિઓ છે એ તો કુદરતે નિર્મિત કરેલી એ પદ્ધતિ છે ગાયો ભેંસો આદિ પશુઓ હોય છે તો એમના પણ પસે પસીનામાંથી પણ ઈતળી આદિ જીવાતો પેદા થાય છે આ માણસનું શરીર હોય છે ઘણાને મોટા મોટા વાળ હોય છે એમાંય પસીનો થાય એને જો સાફ ન કરે તેની અંદર જૂ લીક ટોલા પડે જ છે એ તો એક પેદા થવાની પ્રક્રિયા છે દેહ પેદા થવાની પ્રક્રિયા છે અને એમાં જે નક્કી કુદરતે કર્યું છે એ જ જીવાત પેદા થાય છે માથાની અંદર જૂ ટોલા પડે પસીનો છે એટલે પણ ક્યારેક કોઈના માથામાં લીમડો ઉગ્યો આ બગલમાં પરસેવો વળે છે બોલો એમાં પીપળો ડોકું કાઢ્યું કોઈની ડૂટીમાંથી બટેટાનો છોડવો ઉગ્યો એ જૂલીક તોલો જ થાય એ કુદરતી પ્રક્રિયા છે અનેક પ્રકારની વનસ્પતિઓ છે કોઈ વનસ્પતિનું તમે પાંદડું રોપો એવો જ છોડ થાય કોઈના રસના બે બુંદ નાખો એવો જ છોડ થાય કોઈનું તમે મૂળ કાપીને રોપો એવો જ છોડ થાય કોઈને ગ્રંથિ કાપીને નાખો એવો જ છોડ થાય કોઈની ડાળી કાપીને નાખો એવો જ છોડ થાય કોઈ ઉભય વર્ગી હોય બીજથી પણ ઉગે ડાળખીથી પણ ઉગે અનેક કલમ પદ્ધતિ તો દરેક ઝાડની થાય કલમી આંબો પણ થાય દરેક વસ્તુ કલમથી થાય એટલે આજે આજે જે ક્લોનિંગ પદ્ધતિ છે કાર્બન કોપી જે પશુ પક્ષીનો માણસોની બને છે લેબોરેટરીઓમાં એ બીજું કશું નથી એમાં કઈ મિસગાઈડ થવાની જરૂર નથી એ કલમી માણસ છે કલમી ડોલી ઘેટી છે માણસની કલમ કરી છે તાજુબી જરૂર છે પરંતુ આત્મા પેદા કર્યો છે એવું નથી શરીર પેદા થાય છે આત્માનો પ્રવેશ થાય છે એટલે તમે જે બેટરી પાવર સાથે એને સરખાવો છો એ યોગ્ય નથી એટલા માટે જો એને બેટરી પાવર સાથે તમે સરખાવતા હો તો કોઈ પણ બેટરી તમે લાવો એનું મશીન આવે તમે માપી દો અને તમે બરાબર કેલ્ક્યુલેશન કરીને કહી શકો કે આ સાત કલાક ચાલશે આઠ કલાક ચાલશે અને ચાલે જ તો જો એ રીતે જ આમાં ઉર્જા પેદા થતી હોય ચેતના પેદા થતી હોય તો એ કેમ નક્કી નથી કરી શકાતું કે આટલા જ વર્ષ આ માણસ ચાલશે સેલ હોય તો પછી માપી શકો જતરડા જેવો જુવાન હોય ધુંબો મારે ધરતીમાંથી પાણી કાઢે એવો માણસ હોય એક એક સેલ ઉર્જાથી ધબકતો હોય અને કઈ સમજ ના પડે સુઈ જાય પાવર તો હજી ભીરો છે આપણને એમ લાગશે મળદું ઉછળશે તો માપો એમાં ક્યાં ગઈ ચેતના તમારી બેટરીની જે તમે કહો છો સ્ટાઇલ એક એક સેલ ઉર્જાથી ભરેલો છે બીજી બાજુ તમે જો કે નેવું એસી અઠાણું વર્ષના વૃદ્ધ ડોસા હોય ગંધાઈ ગયું હોય શરીર સડી ગયું હોય એકેય સેલ સાબુત ન હોય છતાં મરતો નથી એ ડહકલે તો આખું ઘર એકાદશી દે તોય પાછો બાપો કે હા ખીચડી દો ને એ જાતો નથી તમે એક પણ સેલમાં ઉર્જા નથી છતાં મરતો નથી અને જેનું ઉર્જાથી ભરેલું શરીર છે એ મરી જાય છે માત્ર એને તમે બેટરીની ઉર્જા સાથે સરખાવો એ ખોટું છે અને તમે એમ કહો કે હાર્ટમાં નિવાસ કરે છે રૂસ્થોણું જીવ છે તો પછી હાર્ટ ઓપરેશન વખતે એ હાર્ટમાં રહેલો જીવ ક્યાં ગયો જી પહેલી વાત તો એ છે કે તમે શાસ્ત્રને સમજ્યા વગર વિધાન કરો છો હૃદયમાં જીવ રહે છે એવું જે માનવું એ ભૂલ ભરેલી વાત છે કારણ કે શાસ્ત્રોમાં જ વર્ણન છે અને અનુભવથી પણ આપણને સમજાય છે કે ખાલી હૃદયમાં જીવ નિવાસ નથી કરતો આત્મા પ્લેસ બદલે છે સુસુપ્તિમાં એ હૃદયસ્થ હોય છે સ્વપ્ન અવસ્થામાં કંઠ પ્રદેશમાં હોય છે અને અત્યારે આપણે બેઠા છીએ ત્યારે ઓફિસમાં બેઠા છીએ અહીંયા ભ્રુમધ્યમાં આ ઓફિસ કાર્યાલય છે અત્યારે જીવ અહીંયા છે આત્મા અહીંયા બેઠો છે એટલે ચલિત થાય છે હૃદયમાં જ જીવ રહે છે એવું વિધાન અર્ધું સત્ય છે એટલે કુદરતી રીતે જયારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણે હૃદયસ્થ હોઈએ છીએ અત્યારે સભાનપણે જાગીએ છીએ તો આપણે ભ્રમકટીમાં નેત્રમાં આપણો નિવાસ છે આજ્ઞા ચક્રમાં આપણો નિવાસ છે કુદરતી ઊંઘ આવે સુસુપ્તિમાં તો હૃદયસ્થ છે હા પણ એ બિલકુલ ગામડાની ડોસી જે જાણતી એ આજના કદાચ બૌદ્ધિકો નહીં જાણતા હોય કુદરતી સુઈ જાઓ તો હૃદયસ્થ પરંતુ જો કોઈ આઘાત લાગે એના ઉપર કોઈ પ્રત્યાઘાત થાય પ્રહાર થાય તો માણસ બેભાન થઈ જાય છે ત્યારે એ હૃદયસ્થ નથી થતો તાલુ પ્રદેશમાં છુપાઈ જાય છે જીવ એટલા માટે ગામડાની વૃદ્ધા એમ કહેતી એ તાળવે જીવ ચડી ગયો છે જરા ઘી લાવો માખણ લાવો પાણી છાંટો પંખો નાખો અને કોઈ પણ બેભાન થાય ત્યારે એના મસ્તકની સારવાર શા માટે કરવામાં આવે છે કારણ કે જીવ ત્યાં છુપાય છે આ કુદરતી રીતે જયારે બેભાન થાય છે ત્યારે તાલુ પ્રદેશમાં નિવાસ છે યોગ શાસ્ત્ર એમ કહે છે એટલે હૃદય ઉપર જયારે તમે ઘાત કરો છો એને કાપો છો ત્યારે જીવાત્મા તાલુ પ્રદેશમાં છુપાઈ જાય છે એટલે એ હૃદયમાં ફાંફા નહીં મારવાના હવે તમે ડોક્ટરોને કહી દેજો કેમ વિપુલભાઈ તાલુ પ્રદેશમાં છે મસ્તિષ્કમાં છે બ્રહ્મરંધ્રમાં છે જીવ ત્યાં છુપાય છે અને નોર્મલ સી જયારે સ્થપાય છે એટલે જીવ પાછો પાછો ફરે છે અને બધું તપાસી લેશે ઓકે છે તો રે છે નહીં તો જાય છે આજનું વિજ્ઞાન પણ કે છે માણસ મરી જાય ને ત્યારે સૌથી લાસ્ટમાં છેલ્લા સ્ટેજમાં મસ્તકના સેલ મરે છે બ્રેઇન સેલ લાસ્ટ મરે છે બિલકુલ વૈજ્ઞાનિક વાત છે એટલે લગભગ ઘણા કેસમાં તો જીવ ત્યાં હોય ને આપણે અગ્નિ સંસ્કાર કરી નાખીએ અને ઉતાવળ હોય ને બાપા જાય એની એટલે ત્યાં છુપાય છે એટલે તમે જોજો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે બ્રેઇન ટ્રાન્સપ્લાન્ટેશન અશક્ય છે એટલે જીવ ત્યાં છે એટલે ચેતના સ્વતંત્ર અખંડ નિત્ય શાશ્વત એવું આત્મતત્વ નથી એવું નથી છે તો પાછો તમે એમ પૂછો છો કે હોય તો અમારી લેબમાં પ્રૂવ કેમ નથી થતું ઓકે તમારી લેબોરેટરીમાં પ્રૂવ થાય એટલે માનો યસ અમે માનીએ સ્વીકારી લઈએ એકસો ને એક ટકા સાયન્ટિસ્ટની લેબોરેટરીમાં ચેક થાય કે આત્મા જેવું તત્વ છે તમે માની લઈએ તો અમે પરમાત્મા સ્વીકારી લઈએ અમે તમામ ધર્મગ્રંથોને સ્વીકારી લઈએ ઓ વૈજ્ઞાનિકો જે પ્રૂવ કરે બધું તમે સ્વીકારી લો બધું સ્વીકારી લો કારણ કે એ તો સામે સાબિત થયેલી વાત છે ઓકે હા તમાકુ સિગરેટ ગુટકાથી કેન્સર થાય છે સ્વીકારેલી વાત છે કે નહીં સાયન્સની તો કેટલાય છોડ્યા છે પ્રૂવ થયેલી વાત છે કે આનાથી કેન્સર થાય છે મરી જાય છે મેં એવા બે ત્રણ ડોક્ટરો પણ જોયા છે કે જેને ગુટખા તમાકુ ખાઈ ખાઈને જડબાનું ઓપરેશન કરાવ્યા છે અને વન ફોર્થ જડબા રહ્યા છે આમ વાંકા થઈ ગયા ચેઇન સ્મોકર ડોક્ટર જોયા છે એને નથી ખબર કે લેબોરેટરીમાં પ્રૂવ છે કે કેન્સર થાય છે તો તમે કઈ વાત સ્વીકારી બજારો ખાણી પીણી ખાવા જેવી નથી ચેક થયેલી વસ્તુ છે સાયન્સ છતાં લોકો ખાય છે એડ્સ કઈ રીતે થાય છે એ વૈજ્ઞાનિક પ્રૂવ છે કેટલા પાછા વળ્યા ભૈયા સ્વીકારવું નથી એટલે સ્વીકારતા નથી વિજ્ઞાન તમને પ્રૂવ કરી દે કે એ રહા આત્મ ચૈતન્ય તો પણ તમે સ્વીકારશો નહીં અને આજના એવા ઘણા વૈજ્ઞાનિકોએ શોધ કરી ચૂક્યા છે કરે છે ચાલુ છે કિર્લિયન યંત્રથી હજી એની શોધ ચાલુ છે તેમ છતાંય ઘણા માણસો મરી ગયા હોય થોડો સમય ડેડ રહ્યા હોય અને પછી પાછા જીવિત થયા હોય એવાના પણ અનુભવો વૈજ્ઞાનિકોએ નોંધ્યા છે કે અમે શું જોયું અમે શરીરથી જુદા પડ્યા છીએ અમે કોઈ જુદો લોક જોયો છે અમે અમારા શરીરને જોયું છે અમારા રડતા સ્વજનોને જોયા છે તો કોને જોયા તો આ વૈજ્ઞાનિકોએ પ્રૂવ કરેલી વસ્તુ છે તમે ક્યાં સ્વીકારતા નથી તો તો એને કેમ કહો છો કે ખાલી માનસિક પ્રભા છે સ્વપ્ન અવસ્થા છે ચાલો હિપ્નોટિઝમ પદ્ધતિથી આજે ગત જન્મોની બધી યાદ પાછી લાવવામાં આવે છે અને પાછળના જન્મોની એ આખી ચેન બતાવે છે હે ક્યાં હતો કોણ હતા શું થયું કેમ મૃત્યુ થયું બધું બતાવે છે અરે ભાઈ તાજુબીની વાત તો એ છે કે જે અજ્ઞાત ભાષા છે કે જે ભાષા કોઈ જાણતું ન હોય એ પ્રદેશ સિવાય ક્યાંય બોલાતી ન હોય અને આ માણસે ક્યારેય સાંભળી ન હોય એવી કડકડાટ ભાષાઓમાં નિરૂપણ કરે છે એનો અર્થ શું છે કે એની ચેતના પાછલા જન્મોમાં અસ્તિત્વમાં હતી આટલું સાબિત તો છે પણ માનવું નથી તો તમે શું કહો છો કે અમારી લેબમાં ચીપિયાથી અમે બતાવી શકીએ જો પોઈન્ટ આઉટ કરી શકીએ આ આત્મા રહ્યો કારણ કે કરોડો કરોડો માઇલો દૂર અમે જો ચંદ્ર સૂર્ય કે બીજી ગ્રહો ઉપર અમે જોઈ શકતા હોઈએ તો આ એક નકલી દેહમાં અમે કેમ ચૈતન્યને ન જોઈ શકીએ એક ટાંચણીના માથાને કરોડ ગુણું જોઈ શકતા હોય તો એ છુપાયેલું એક અણુ ચૈતન્ય ભલે અણુ પ્રામાણ્ય હોય એને કેમ ન જોઈ શકીએ આમ બતાવી શકાય એમ બતાવો તો અમે માનીએ અરે એમ બતાવી શકાય એવું છે કોણ ના પાડે છે જોવું છે બતાવી શકાય છે પરંતુ એની પદ્ધતિ જુદી છે એની લેબોરેટરી જુદી છે તમે જે ચીપિયા પછાડો છો એ લેબમાં નહીં બતાવે તમે જે કસનળી પકડીને બેઠા છો ત્યાં નહીં દેખાય એક બિલકુલ સિમ્પલ વાત છે ને તમારે પાણી ચેક કરાવવું છે કે આની અંદર ટીડીએસ કેટલા છે પીવા લાયક છે કે નહીં સિંચાઈને યોગ્ય છે કે નહીં તો તમે કોઈ પેથોલોજી લેબોરેટરી ઉપર નહીં લઈ જાઓ અને કદાચ લઈ જાઓ તો એ કહે છે ભાઈ અહીંયા તમે ખોટા આવ્યા છો હા એક જણો ડોક્ટર દવાખાનામાં ગયો એમડી ડોક્ટર હતા જઈને ત્યારે ઘૂસીને ઉભો રહ્યો ડોક્ટર સાહેબ હાજી બોલો તમને શું દરજ છે તો કે તું જોયા જોઈને તું કે તો સાચો ડોક્ટર હું કહું પછી તું કે તો તું હું ભણ્યો તો ડોક્ટરે કીધું કે દાદા તમારે ચશ્મા કઢાવવાની જરૂર છે હા હવે તું સાચું ભણ્યો તને કેમ ખબર પડી ગઈ કે મારે ચશ્માની જરૂર છે તમે જે આવ્યા ને એ બારી છે બારણું નથી પેથોલોજી બ્લડ ચેક થાય છે ત્યાં પાણીની ચેક કરી આપે જ્યાં પાણી ચેક થાય છે ત્યાં તમે દૂધ લઈને જશો કે આમાં કેટલી મિલાવટ છે એ કે છે ભાઈ આ લેબ જુદી છે જ્યાં દૂધ ચેક થાય છે મિલ્ક ચેક થાય છે ત્યાં તમે પેટ્રોલ લઈને જાઓ આમાં કેટલું લેટ છે આ છે તે કે છે ભાઈ લેબોરેટરી અલગ છે જાઓ અહીંથી ચાલ્યા જાઓ તો અહીંયા શા માટે તમે જીદ લઈને બેઠા છો અમારી લેબોરેટરીમાં જ આ વસ્તુ ચેક થવી જોઈએ ભૌતિક પદાર્થ અલગ છે સ્પિરિચ્યુઅલ મેટર સ્પિરિટ અલગ છે છતાં પણ દેખાડી શકાય છે એની લેબ કઈ છે સૂર મીરા તુલસી નરસિંહ ગોપાલાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એવા પુરુષો એ સ્પિરિચ્યુઅલ લેબોરેટરી છે ત્યાં દેખાય છે બેટા દેખના હે બતા દેતા હું જગ પ્રસિદ્ધ વાત છે વિવેકાનંદ નરેન્દ્ર હતા ત્યારે કેટલા તાર્કિક હતા બ્રહ્મો સમાજની કેટલી અસર હતી કોને કહ્યું ઈશ્વર છે હોય તો કોને બતાવ્યો કોણ બતાવે છે શું છે વળી વેદાંત રામકૃષ્ણ પરમહંસને મળવા આવ્યા અને મૂર્તિ પૂજાની જયારે વાત થઈ તો પણ એમણે ઇનકાર કર્યો કે હું આ માતાજીની જે પૂજા થાય છે એને ધતિંગ માનું છું દલીલ કરે છે નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસની સામે બેઠા જોજો સ્પિરિચ્યુઅલ લેબોરેટરી છે આ પરમહંસજી મૃદુ બાળકની જેમ હસતા રહ્યા એમણે કહ્યું કે બેટા અષ્ટાવક્ર ગીતા પઢો હવે એમાં તો શુદ્ધ પરમ આત્મવિજ્ઞાન છે તો નરેન્દ્રએ કહ્યું કે તો કોઈ ગાંડા માણસે કહેલી ને લખેલી વાતો સિવાય કશું નથી મંદ મંદ હસતા તે દિવસે કલકત્તામાં રામકૃષ્ણ પરમહંસે પોતાનો જમણો ચરણ લાંબો કરી નરેન્દ્રની છાતીમાં આમ સ્પર્શ કરાયો શું થયું આખું એ બ્રહ્માંડ શૂન્યમાં ગરક થઈને એક એક પદાર્થ જયારે બ્રહ્મમાં લીન થતો હોય તેજસ્વી પ્રકાશ ઉર્જા નરેન્દ્રની તમામ તાર્કિક શક્તિઓ ખંડિત થઈ ગઈ એ જ ક્ષણે એમને પરમહંસના પગ પકડી લીધા પ્રભુ આત્મા પણ છે પરમાત્મા પણ છે માં કાલી પણ સત્ય છે અવતારો સત્ય છે ઈશ્વરનું નામ સત્ય છે થયું ને પૂરું થયું સામે થયું લેબ અલગ છે અહીંયા લોકો એક બીજો તર્ક મૂકે છે કે જો આવી રીતે પ્રૂવ થતું હોય તો બસ ભૌતિક પદાર્થમાં સાયન્સમાં તો એવું છે એક શોધ થઈ રિસર્ચ થયું તો બધાને પ્રત્યક્ષીકરણ થાય છે બધા એનો લાભ લઈ શકે છે બધા ટેલિફોન વાપરી શકે છે બધા ટીવી વાપરી શકે છે બધા વિદ્યુતનો ઉપયોગ કરી શકે છે તો આમાં કેમ બધાને એનું પ્રત્યક્ષીકરણ નથી થતું ન થાય એટલા માટે કે બહુ ભેદ છે ભૌતિક પદાર્થમાં ડિસ્કવરી જે થાય છે શબ્દ જ અદભુત છે ને ડિસ્કવર કરવામાં આવે છે પદાર્થ ઉપર પડદો છે આ લૌકિક જગતમાં ભૌતિક પદાર્થમાં પદાર્થ ઉપર પડદો છે જ્યારે આત્મ ચૈતન્ય ઉપર પડદો નથી આપણી પોતાની આંખ ઉપર પડદો છે સમજો કે અહીંયા એક એપલ સફરજન મૂક્યું છે એના ઉપર એક આપણે ટોપલો વાળી દીધો છે અપારદર્શક પચાસ જણા બેઠા છે કોઈને દેખાતો નથી પણ એક ટોપલાને ઉચકો કરી લેવામાં ઊંચી લેવામાં આવે તો બધાને સફરજન દેખાશે કારણ કે પદાર્થ ઉપર પડદો છે હવે સમજો કઈ મોમબત્તી મીણબત્તી જલાવી છે જલે છે પચાસ જણા બેઠા છે પણ પચાસે જણાએ આંખ ઉપર પટ્ટીઓ બાંધી છે કોને દેખાશે જેની પટ્ટી છૂટશે એને સામે જ્યોતિ દેખાશે એમ જે પોતાનું માયાનું આવરણ દૂર કરશે એને આત્મ ચૈતન્ય દેખાશે એને પરમાત્મ ચૈતન્ય દેખાશે આસમાન ધરતીનો ભેદ છે ભૌતિક પદાર્થની દુનિયા અલગ છે કહેવાય ને કે એક જણો ડૉક્ટરે કહ્યું છે તમને થોડીક શારીરમાં તકલીફ શું છે હું કહી શકતો નથી અને મને લાગે છે કંઈ ગડબડ છે તમે યુરિન ટેસ્ટ કરાવો લેબોરેટરી નામ આપ્યું એટલે પેલો ત્યાં લેબોરેટરી ગયો પણ આવડો શીશો ભરીને ગયો યુરિનનો પેશાબનો ટેબલ ઉપર મૂક્યો સાહેબ લ્યો આ કરો ચેક સાહેબે કીધું છે કે આમાં ડાયાબિટીસ છે કે નહીં જોવો ડોક્ટર ખીજી ગયો ભલા માણા પાંચ એમ પાંચ કે દસ એમએલ જોઈએ આટલું બધું પીપળું લઈને ના આવે તો કે તમારામાં જેટલો જોતો એટલો લઈ લો ને શું કામ માથાકૂટ કરો મારી હું કદાચ તમારા જેટલો સમજદાર ન હો તો તમે તો ભણેલા છો ને જોઈએ એટલો લઈ લ્યો ને આ તો છૂટમાં મળે છે અરે ડોક્ટરે પાંચ દસ એમએલ જેવું લઈ લીધું ને એને કીધું લઈ જા જા બે કલાક પછી આવી રિપોર્ટ લઈ જજે ઓકે સાહેબ બે કલાક પછી આવ્યો એટલે ડોક્ટરે સામે રિપોર્ટ ધર્યો લ્યો ભાઈ ડાયાબિટીસ નથી બિલકુલ નથી પેલો કે સાહેબ સાબિત થઈ ગયો અમારા કુટુંબમાં કોઈને નથી એટલે એટલે શું આખા કુટુંબનો ભેળો કરીને લાવ્યો હતો ભલામણે તમને એટલી અકલ ન હોય એક માણસ આટલો પેશાબ નો કરી શકે એ સામૂહિક છે ભૌતિક પદાર્થમાં રિસર્ચ કરો સામૂહિક છે સામૂહિક પ્રત્યક્ષીકરણ થાય છે પણ સ્પિરિચ્યુઅલ લેબોરેટરી સ્પિરિચ્યુઆલિટીમાં જે માયાનો પરદો પોતે ઉઠાવશે એને પરમાત્માનું દર્શન થશે એને આત્મદર્શન થશે એને સુખાનુભૂતિ થશે એને આનંદની અનુભૂતિ થશે તમે એમ કહો છો કે ગયા તેના કોઈ સમાચાર નથી ઓકે કોને કહ્યું અમે કહ્યું એ તો તમે કહ્યું ને અમે કહીએ છીએ થાય છે આવે છે એમ એસએમએસ આવે છે મળે છે રૂબરૂ એમ હા ઈસવીસન અઢારસો ત્રાણુંમાં એ જ નરેન્દ્ર વિવેકાનંદજી થયા અને અમેરિકા ગયા શિકાગોમાં ધર્મ પરિષદમાં અને એમણે એટલી હિન્દુઇઝમની એટલી શ્રેષ્ઠ વાતો કરી કે ટીકા કરનારા ક્રિશ્ચન જે પાદરીઓ હતા કે હિન્દુ ધર્મમાં જડતા છે એમાં આવી રીતના બદીઓ છે એમાં કોઈ સેન્સ નથી એમાં કોઈ નોલેજ નથી એમાં કોઈ ડેફ્થ નથી હા એમાં કોઈ કલ્ચર નથી એમાં કોઈ સિવિલાઇઝેશન નથી આવી વાતો કરી કરીને પૂરીએ ભારત પ્રજાને નિંદવામાં આવી હતી એમની વચ્ચે પણ પૂરાએ શિકોગામાં અમેરિકામાં ફરી ફરીને એમણે પછી ધૂમ મચાવી અને ભારતીય હિન્દુ સંસ્કૃતિનો ધ્વજ ઊંચો કર્યો ત્યારે અમુક પાદરીઓ એટલા બધા દાજ્યા કે આ વ્યક્તિત્વ ખતરનાક છે જોજો એટલે ષડયંત્ર રચ્યું અને એમને બોલાવ્યા નિમંત્રિત કર્યા અને એ વખતે કોફીમાં પોઈઝન ઝેર મિલાવવામાં આવ્યું આ તો લખેલી વાતો છે ને કે હું તો કઈ હવામાં જ લાવતો નથી અને એમાં પોઈઝન મેળવેલું હતું અને કે વિવેકાનંદજીને કોફીનો પેક કપ આપવામાં આવ્યો આપણે તો આતિથ્ય ધર્મનો સ્વીકાર કરનારા છીએ આપણને ભાવથી આપે સ્વીકારીએ વિવેકાનંદજી આમ બાઉલ લઈ અને જેવું મુખ ને અડાડવા જાય છે લિપ્સ પાસે જેવા લઈ જાય છે એ જ વખતે રામકૃષ્ણ પરમહંસ ઈસવીસન અઢારસો ને છ્યાસીમાં દિવંગત થયા હતા એકદમ અવકાશમાં આવ્યો વિવેક બેટા વિવેક પીતો નહીં આમાં ઝેર છે કોણ આવ્યું સાત વર્ષનો ફાંસલો છે તમે કહો છો ગયા એનો કોઈ સમાચાર નથી બેટા પીતો ને આમાં ઝેર છે કપ મૂકી દીધો એ જ પરમહંસી જયારે અવસાન પામ્યા અને એના પછી અગ્નિ સંસ્કાર પછી એમના ધર્મપત્ની માં શારદા દેવી એમણે વૈધવ્યનો શૃંગાર કરવા માટે જયારે કંગન અને મંગલસૂત્રો ઉતારવા માંડ્યા કંગન ફોડવાની જ્યાં તૈયારી કરે છે ત્યાં પરમહંસ દેવ આવ્યા અરે અરે અરે અરે શારદા તું આ શું કર તે મારા શરીર સાથે લગ્ન કર્યા હતા કે આત્મા સાથે હું તો આ રહ્યો મરે તો શરીર છે આત્મા તો અમર શાશ્વત છે હું રહ્યો તારે વૈધવ્યના શણગાર ન હોય અને ઇતિહાસ લખે છે કે શારદા દેવીએ આ જીવન સૌહાગના ચિહ્નો ધારી રાખ્યા હતા કોણ કહે છે ગયા તેના કોઈ સમાચાર નથી આવે છે મને એક પ્રસંગ યાદ આવી ગયો કદાચ એ પરિવારના સંબંધીઓ પણ આ સભામાં બેઠા હશે મુંબઈમાં એ રામકૃષ્ણભાઈ સોમૈયા છે એ બધા ઓળખે છે બહુ સારા સત્સંગી છે અબજી બાપાના સાથે રહેલા સોમચંદ બાપાના બધાના સમાગમ એ રામકૃષ્ણભાઈ એમના પિતા શ્રી તુલસીભાઈ એ તુલસીભાઈના ભાઈ પરસોત્તમભાઈ એમના ભાઈ દયારામભાઈ જોજો મજાનો પ્રસંગ આપણને પણ આપણા આ જે પરંપરામાં બેઠા છે ને તોર ચડી જાય કહે છે ને કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ કેમ છે હા પ્રગટ હજી બેઠા છે ભાઈ એમના પરિવારના સભ્યો એ બેઠા છે એમના કદાચ જમાય તો આ બેઠા જો સામે આવી ગયા તો તુલસીભાઈ ધ્યાનનું અંગ ભગવાનનું ધ્યાન કર્યા ભગવાન સ્વામિનારાયણ વખત ધ્યાન કરે એમના ભાઈ પરસોત્તમભાઈ એ સ્મરણના અંગ વાળા જપ કર્યા રાખે એમના ભાઈ દયારામભાઈ એ આર્ય સમાજી એટલે આ બધી બાબતોની ટીકા કરે કે આ બધો ધતિંગ છે સાકાર ઉપાસના બધું નિરર્થક છે કોઈ ધામ છે ને કોઈ લોક છે ને ત્યાં જવાનું છે ને પછી આવી રીતે સુખ છે અવતારો સત્ય છે ને એની ઉપાસના કરવાથી આ બધું મળે છે આ બધું મૂકી દો બહુ ટીકા કરે પણ ભાઈને નાતે કોઈ કોઈ એને કહે નહીં બહુ એમાં પરસોત્તમભાઈ જે સ્મરણના અંગવાળા હતા એને ભગવાન સ્વામિનારાયણ અગાઉથી કહી અને કુટુંબીઓની રજા લઈને પરસોત્તમભાઈ દેહ છોડી ગયા અગ્નિ સંસ્કાર થયો એ જ દિવસ છે અગ્નિ સંસ્કાર કર્યો રાત પડી દયારામભાઈ જે આર્ય સમાજી છે એ પોતાના કમરામાં સ્ટોપર મારીને સૂતા છે અડધી રાત છે એમાં એકદમ પ્રકાશ થયો જ્યાં સામે જુએ તો કોઈ શ્વેત ધવલ પ્રકાશમાં એક વિભૂતિ ઉભી છે એટલી જ્યોતિ જોઈ રહ્યા તમે કોણ છો કચ્છી ભાષા બોલતા ત્યારે કચ્છના ને એટલે એટલે એ બોલ્યા મૂકે ન ઓળખે મને ન ઓળખ્યો તે મૂકે ન ઓળખે હા હું પસો હું પસો છું તમે મારા ભાઈ હા જેનો તે અગ્નિ સંસ્કાર કર્યો ને એ હા પશો તું કેતો હતો ને કે ધામમાં ગયું કોણ પાછું આવે છે કયા લોક છે શું છે આ બધું મને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જા પેલો તારો ભાઈ છે એનું આપણે કલ્યાણ નથી કરવું તું અત્યારે જાને કહે ધામમાં ગયેલો પાછો આવે છે આ હું તારી સામે ઉભો છું એકદમ દોડીને પગમાં પડી ગયા પણ ભાઈ ઓળખાય ને એવું તમારું સ્વરૂપ દિવ્ય થઈ ગયું તો કે હા સાયુજ્ય મુક્તિ છે અમારી વિભૂતિ આવી ચૈતન્યનો દેહ થાય છે ભાઈ તમે સાચા ભગવાન સ્વામિનારાયણ સાચા નામ જપ સાચા રામ શ્રી કૃષ્ણ આદિક અવતારો સાચા એની મૂર્તિ પૂજા સાચી ભાગવત આદિક શાસ્ત્રો સાચા મારી ભૂલ એની ક્ષમા આપો આંસુઓથી ચરણ ધોયા પછી કહ્યું કે ભાઈ મારા ભાભી માટે તમારે કઈ કેવું છે તો કે હા એમને એમને કહેજે મેં મારું કરી લીધું એ એનું હવે કરી લે અને અદ્રશ્ય થઈ ગયા આખી રાત એની કેમ વીતી છે તમે કલ્પના કરજો સવારે સૌ જ્યાં પરસોત્તમભાઈને ઘેર બધા બેસણામાં બેઠા જ હોય ત્યારે રામકૃષ્ણભાઈ જે સોમૈયા આજે હયાત છે એ પણ ત્યાં સભામાં હતા કારણ કે એમના બધા પરિવાર જ છે અને ત્યારે દયારામ ભાઈ આ વાત કહી કે આજ રાતે આ ઘટના ઘટી છે તો ભાભી જેનું નામ મણિબેન હતું કે તમને આટલો સમાચાર આપ્યો છે ત્યારે એમણે કહ્યું કે તો હું આજથી સાધ્વી થાઉં છું સાંખ્ય યોગી થઈને કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં આજીવન રહી ઐશ્વર્ય પ્રતાપ બતાવીને ભગવાન સ્વામિનારાયણની સાથે ચાલી ગયા રહે છે પેલા નચિકેતાના જવાબનું શું થયું આમાં આપણને થોડી ભાળ મળી કે બચતું છે ખાલી રાસાયણિક પ્રક્રિયાથી પેદા થતી ચેતના માત્ર નથી નિત્ય શાશ્વત તત્વ આમાં વસે છે તો નચિકેતાને ધર્મરાજ યમ કહે છે કે બેટા તારા પ્રશ્નનો ઉત્તર એ છે કે ખરેખર આત્મા તત્વ બચે છે આત્માનું શાશ્વત અખંડ સ્વરૂપ છે બેટા જો એ ન હોય મર્યા પછી જો કાંઈ બચતું ન હોય તો અમારા ઓફિસને કરવાનું શું હોય અમારો કાર્યાલય જ એના માટે છે આખું ખાતું એના માટે છે માટે આત્મા છે અજો નિત્ય શાશ્વત યમ પુરાણો નહન્ય તે હન્ય માને શરીરે બચે છે વાત એક પોઈન્ટથી સરસ કરી અનુપ્રવિષ્ટમ શરીર તૈયાર થતા આત્મા એમાં પ્રવેશ પામે છે નચિકેતા અને દૂરદર્શ છે એ જલ્દી જોઈ શકાય એવો નથી ન શું સુવિજ્ઞેયો એમ તમે વિચારો કરી કરીને તર્કથી માપીને એને જોઈ શકો નહીં એવો આત્મ અણુપ્રામાણ્યમ અતર્ક્યમ છે છે એ હકીકત છે નજીકેતાના મનનું સમાધાન થઈ ગયું કે ના ખરેખર છે તત્વ બચે છે આમ જોવા જાવ ને ભાઈ તો બધા આપણે નચિકેતા છીએ નચિકેતાને સમાધાન ક્યાં થયું મૃત્યુદેવ થકી દરેકને મૃત્યુદેવ જ સમાધાન આપે છે આખી જિંદગી ના પાડી હોય કે આત્મા નથી પરમાત્મા નથી જમપુરી ફમપુરી નથી આ બધું ખોટું છે આ બધું ધતિંગ છે પણ જેવો કાળનો પંચે પડે ને ઓલો દેવ આવે ત્યારે લે આ તો બધું સાચું નીકળ્યું બધાને ત્યારે સમાધાન મળે છે જેની ટીકા કરી હતી યમપુરી નીકળે છે લોક લોકાંતર નીકળે છે આત્મા નીકળે છે ચૈતન્ય જુદું થાય છે બધું દેખાય છે આ બધું ઓહો એટલે સજ્જન સુગ્ન માણસ એ છે કે મોતનો પંજો પડે એ પહેલા સમજી જાય શાસ્ત્રમાં સંતોમાં વિશ્વાસ રાખીને અવતારોની વાતોમાં વિશ્વાસ રાખીને કે આત્મ ચૈતન્ય છે છે તો હવે શું થાય તો એક એક પગલું વિચારીને માંડો આ જે રીતે આપણે જીવન જીવીએ છીએ જીવનનો હિસાબ મારે તમારે જ આપવાનો રહેશે અત્યારે આપણે કોઈ મોહમાં કોઈ પ્રમાદમાં કોઈ પ્રલોભનમાં નીતિ અનિતિને કોઈ ખ્યાલ ન રાખીને જો કર્મ કરીશું તો આપણે જ એના હિસાબ આપવા પડશે માટે પાયાનો પ્રશ્ન આ છે વિચારીને પોતાનો પ્રશ્ન ઉત્તર બનાવીને કે હવે મારે જો હું બચતો હોઉં તો મારે મારું જીવન બદલવું જોઈએ આ એક વાત બીજી વાત બચે છે એ નક્કી થયું તો એનું સ્વરૂપ કેવું છે સતચિત આનંદ અયમ આત્મા બ્રહ્મ હું આત્મા છું કેવું છે સતચિત આનંદ સત એટલે છે છે ને છે બહુ ટૂંકમાં લઈશું છે છે ને છે ક્યારે આત્મા નહોતો એમ નહીં અખંડ અવિનાશી શાશ્વત સનાતન પુરાણમ છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક એને ગમે કોઈ પણ જીવ પ્રાણી મનુષ્યને કે કોઈ પ્રાણીને તમે ગમે તેવા તીક્ષ્ણ હથિયારોથી કાપી નાખો પણ આત્મતત્વ કપાતું નથી કોઈને ધરતીમાં દાટી દો તો એ સડતો નથી કોઈને પાણીમાં ડુબાડી દો તો એ સડતો નથી કોઈને ભડભડતી અગ્નિમાં નાખી દો તો પણ આત્મતત્વ બળતું નથી એવું સત છે ચિત્ત છે પ્રકાશમય છે જ્ઞાન સ્વરૂપ છે અજ્ઞાનનો લેશ નથી અને જળમાં પ્રવેશ કરે તો પણ એને ચેતનવંતું કરે એવું ચિત્ત તત્વ છે અને આનંદ સ્વરૂપ છે કારણ કે બધી ઇમોશનની જે પ્રક્રિયા છે એનાથી પર છે એને ભૂખ નથી લાગતી એને તરસ નથી લાગતી એને ગડપણ નથી એને રોગ નથી એટલે બધી પીડાઓથી મુક્ત છે આનંદ સ્વરૂપ છે એક જ પ્રમાણ જોવો કે આપણે રોગી હોઈએ ભયંકર થાક લાગ્યો હોય પીડા હોય વેદના હોય કણસતા હોઈએ એ જ વખતે જો આપણે સુઈ જઈએ છે તો તાજા તરોજા થઈને બહાર આવીએ છીએ એ રસ ક્યાંથી આવ્યો એ સ્વ સ્વરૂપના સ્પર્શનો છે એટલે આત્મા આનંદ સ્વરૂપ છે એનાથી જેટલા જુદા પડે છે એટલો માણસ દુખી થાય છે એટલો વ્યથિત થાય છે તો એ આત્મતત્વ આનંદ સ્વરૂપ જેમાં દુઃખ નથી પીડા નથી વેદના નથી તો પછી આપણે કેમ દુખી થઈ ગયા આપણે આટલા બધા પીડાગ્રસ્ત કેમ થઈ ગયા આપણે જન્મ મરણ ન હોવા છતાં અજન્મ હોવા છતાં જન્મ મરણમાં કેમ ફસાયા એટલા માટે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા તમારી પાસે ગાડી હોય મકાન બંગલો બધું હોય પણ એની ક્યારેક ચાવી મુકાઈ જાય છે આડાવળી તમે જ મૂકી હોય અને જડે નહીં એટલે વ્યાકુળતા કેટલી થાય અને જડી જાય એટલે બધો આનંદ આવી જાય તો કોઈને થાય ભાઈ આપણે કોઈ ચીજ વસ્તુ ભૂલી જવાય પણ પોતે પોતાને ભૂલી જાય હા ભૂલી જાય થોમસ આલ્વા એડિસન રેસલિંગની લાઈનમાં હતા ચીજ વસ્તુ લેવા જ આવ્યા હતા એનો ક્રમ આવ્યો તેનું નામ બોલાય થોમસ આલ્વા એડિસન નામ બોલાય અને આલ્વા એડિસન ચારે બાજુ જોયા રાખે કોનું નામ બોલાય છે છેક સુધી નામ બોલાય પછી માણસ ના આવ્યો એનું કેન્સલ થયું કાર્યાલય બંધ થયું એટલે ખાલી હાથે પાછા આવ્યા પોતે પોતાને ભૂલી જાય છે એવો વિસ્મૃતિ રોગ પણ છે કે માણસ ને કઈ યાદ જ ના રહે તમને ખબર છે એ કથા બહુ જાણીતી છે કે સિંહનું બચ્ચું એકલું પડી ગયેલું નાનું અને ઘેટા બકરાના ટોળામાં ભળી ગયું એની સાથે ઉછર્યું પરિણામે પેલાને એમ થયું કે હું ઘેટું છું હું બકરું છું એની જેમ જ હવે એ બોલે છે ચાલે છે એનો જ ઘાસચારો ખાય છે આ રીતે જીવે છે સિંહ ત્રાળ નાખે છતાં પોતે ડરીને ભાગે છે નહીતર પોતે સિંહ છે પણ ઉછેર એવો થયો કે માણસ પોતે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો એમાં એક સિંહે ત્રાડ નાખી ટોળાની સાથે સિંહ ભાગ્યો ડર્યો ત્યારે સિંહે જોયું કે આ તો મારો જ ભાઈ છે ને આવી રીતે બા મુશ્કેલી એને પકડ્યો ઘણું સમજાવ્યો કે ભલા તું મારા જેવો છે તો કે ના ભાઈ સાહેબ મને તમે મૂકી દો હું તમારાથી ડરું છું હું મરી જઈશ મને મારા ભાઈઓ સાથે જવા દો તમે કોણ છો તમારે મોટી દાઢી છે જટા છે આવું છે મને જવા દો ઘણું સમજાવ્યા ન સમજ્યા પછી સરોવરના પાણીમાં એને લઈને બાજુમાં ઉભો રાખ્યો ને કહ્યું જો આમાં જો તું આ હું ને તું બંને સરખા છે ત્યારે પેલાને પ્રતીતિ થઈ ગયો હો તો હું આના જેવો છું હા તું ત્રાડ માર તારાથી ઘેટા બકરા ભાગશે બોલતા શીખવાડ્યો અને જયારે પછી એને ત્રાડ નાખી ત્યારે આખી વનરાય ગાજે અને નિર્ભય થઈને વનમાં વનરાજ થઈને ફરતો હતો સ્મૃતિ પાછી આવી ગઈ અને જ્યારે જેને પોતાના સ્વરૂપની આત્મતત્વની ચૈતન્યની સ્મૃતિ થાય છે ત્યારે તમામ શોક હર્ષ દુઃખ ગ્લાની એ ટળી જાય છે તમે જો એ આત્મમસ્તીથી ભરેલા સંતો એક જનક મહારાજ હોય અષ્ટાવક્ર હોય સ્વામી રામ તીર્થ હોય હા મુજે મેરી મસ્તી કહા લેકે આઈ જહા મેરે અપને સિવા કુછ નાહી મુજે મેરી મસ્તી કહા લેકે આઈ ना दुख है ना सुख है ना शोक कुछ भी अजब है मस्ती सिवा कुछ नही मुझे मेरी मस्ती कहाँ लेके आई ये सागर ये लहरे ये फैन और बुदबुदे कल्पित है जल में सिवा कुछ नाही मुझे मेरी मस्ती कहाँ लेके आई मैं हूँ आनंद आनंद मेरा हस्ती ही मस्ती है सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई એ મનસુર મુસ્લિમ સુફી જ્યારે એને આ અહમ બ્રહ્માસ્મીનો નાદ લાગ્યો શું બોલે અગર શોક હૈ મિલને કા તો હરદમ લો લગાતા જા જલાકર ખુદનું માઈ કો ભસમ તન પર ચઢાતા જા મુસલ્લા ફાડ તસ્બી તોડ કિતાબે ડાલ પાણી में पकड़ दस्त तू फरिश्तों का गुलाम उनका कहा ताजा न मर भूखा न रख रोजा न जा मस्जिद न कर सिजदा हुक्म है शाह कलंदरता अलम अनल हक तू कहा ताजा कहे मंसूर मस्ताना हक मैंने दिल में पाया वही मस्तों का मई खाना उसी के बीच आता जा उसी के बीच आता जा જેણે પામ્યા એની એની મસ્તી પાના ઘેટાના ટોળામાં સિંહ ભૂલી ગયો એમાં આપણું ટોળું છે પણ આપણું ટોળું અલગ છે મધ્યના પિસ્તાલીસમાં વચના મરતે શ્રીજી મહારાજ આ ટોળું બતાવ્યું છે એકાવન ભૂતનું ટોળું દસ ઇન્દ્રિયો દસ પ્રાણ પંચભૂત પંચ વિષય ચાર અંતકરણ ચૌદ ઇન્દ્રિયો અંતકરણા દેવતા અને ત્રણ ગુણ આ એકાવન ભૂતના ટોળા છે બકરા છે માયાની પેદા છે માયાના બચ્ચા છે એમાં આત્મતત્વ ચૈતન્ય સિંહ હોવા છતાં ઉછરતા ઉછરતા એના જેવું થઈ ગયું છે અમેરિકામાં એક જણાએ લિંકનનું ભાઈ એટલું બધું ભજ્યું ને તેને એટલું બધું તાદાત્મ થઈ ગયું ચોવીસે કલાક લિંકનના લિબાસમાં અને લિંકનના હાવભાવમાં કેરેક્ટરિસ્ટિક થઈ ગયો ગુણધર્મ આખા ઘણા લોકો એને સમજાય ભાઈ તું લિંકન નથી તો કે ના હું લિંકન છું અરે લિંકન મરી ગયો વર્ષો થઈ ગયા તો કે ના હું લિંકન છું લાય ડિટેક્ટર મશીન ઉપર ઉભા રાખવામાં આવ્યો વૈજ્ઞાનિકો પરીક્ષણ કર્યું કે આ શું છે એને કહ્યું કે બોલો હું લિંકન છું તો મશીને બતાવ્યું સાચું બોલે છે બોલો નહીતર એ મશીન બતાવે ખોટું બોલતો તરત કહી દે આ ખોટું બોલે છે પેલો કહે હું લિંકન છું આઈ એમ લિંકન તો મશીને કહે આ ઓકે સાચું બોલે છે પછી એને કહ્યું તું એમ બોલ કે હું લિંકન નથી તો ઓલો બોલ્યો હું લિંકન નથી તો મશીને કહ્યું આ ખોટું બોલે છે આટલું તાદાત્મ હા એક જણા આપણા આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની વાત છે તેમાં મહારાણા પ્રતાપનું પાત્ર ભજવતા ભજવતા એવો થઈ ગયો કે આખો દિવસ પછી એમાં પાગલ થઈ ગયો એ મોટો ભાલો એ બધા ટોપો મોગલે આજમની જેમ આખો દિવસ બધા બખ્તરો સાહિત ફરે દોઢ હાથની નોક ભાલાની લોકો બીએ ક્યાંક અડી જાય તો એમાં ને એમાં એ બસમાં ચડ્યો માથે ટોપો મહારાણા પ્રતાપના લિબાસમાં મોટો ભાલો ઉભો રાખ્યો તો નોક બહાર નીકળી હવે આને સમજાવે તો માને નહીં વળી ગરમ થઈ જાય કોકને પરોવી દો તો પણ કંડક્ટર બુદ્ધિ વાળો હતો બસ દોડાવી મૂકીને એવા ડેઝર્ટ એવો એવો એરિયા આવ્યો જંગલ જેવો જાડી જંગલ પર્વતાળ એટલે ઘંટડી મારી ચિત્તોડગઢ મહારાણા ઉતરી ગયો તાદાત્મ્ય થઈ ગયું છે વેશ કેટલા જન્મના આ આપણે વેશ ભજવા છે કેટલા વખતથી ટોળા સાથે રહ્યા છીએ એટલે આપણને થઈ ગયું છે કે આપણે દેહ છીએ આત્મા નથી આ દેહના ભાવ આપણામાં એટલા તાદાત્મ્ય પાયમાં કે હવે કોઈ આપણને સમજાવે તોય પણ સાચું લાગતું નથી તો એ સ્મૃતિ પાછી કઈ રીતે આવે બે જ ઉપાય છે એક એવો સિંહ જેવો બ્રાહ્મી અનુભૂતિ વાળો કોઈ સંત એને પકડીને પ્રતીતિ કરાવે જેવી રીતે રામકૃષ્ણ પરમહંસે હ જેવી રીતે ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજે લાડબી લાડકીબાઈને કહ્યું કે કમળ ગણપતિને સ્થાન કે ગણપતિનું સ્થાનક છે ચાર પાખડીનું કમળ છે તારું સ્વરૂપ ત્યાં જો એવા દેખાડી આપનારા જ્યારે કોઈ મળે તો તુરત દેખાય બીજી પદ્ધતિ એ છે કે એ સંતો થકી આત્મ સ્વરૂપનું શ્રવણ કરી પછી એનું મનન ચિંતન કરે તો એ આત્મ ચૈતન્યની સ્મૃતિ પાછી આવે એટલા માટે ઘણા લોકો એમ કહે છે કે જપ કરો ભાઈ સોહમ સોહમ સોહમ સોહમ અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી એમ કરો વૈષ્ણવી પરંપરા હોય તો એમ કહે કે બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી રોજ હવારમાં એક માળા કરો કારણ કે એ દીક્ષા મંત્ર થાય જપ કરો કોઈ એમ કહે હું આત્મા છું હું આત્મા છું અક્ષર છું અક્ષર છું એવી માળા કરો તમને લાગે છે આમાં કોઈ ફાયદો થતો હોય સોહમ સોહમ કરે કે અહમ બ્રહ્માસ્મી કરે એક સાધુએ પેલા છોકરો દોડ્યો જતો તેને ઉભો રાખીને પૂછ્યું એ કોણ છો તું બાપજી હું તો હરિજન છું અરે તું હરિજન નહીં તું આત્મા છો બોલ આત્મા છો આત્મા છો પચીસ વાર બોલાવ્યું બોલ પચીસ વાર આત્મા છો આત્મા છું બોલાવીને પછી પૂછ્યું તું કોણ છો તો બાપજી હરિજન છું અરે પચાસ વાર બોલ પચાસ વાર બોલાય હું આત્મા છું આત્મા છું આત્મા છું હવે તમે ધ્યાનથી વાત સાંભળજો ભાઈ પચાસ વાર બોલાવ્યું હું આત્મા છું આત્મા એટલે પછી પૂછ્યું તું કોણ છો બાપજી હું તો હરિજન છું સો વાર બોલાવ્યું પૂછ્યું તું કોણ છો બાપજી હું તો હરિજન છું સાધુએ કહ્યું જોયું આ હરિજન પણ કેવું ઘૂસી ગયું છે ટળતું નથી મારે એ કેવું છે કે જપથી ફાયદો કેટલો થતો હશે અહમ બ્રહ્માસ્મી સોહમ સોહમથી ડાઉટફુલ છે આપણે કહી છે આત્મા છો આત્મા છે માળા કરવા ફાયદો થતો હોય હાલો માનીએ પણ બહુ નહીં થતો હોય એનું કારણ શું છે પેલા છોકરા હું હરિજન છું ધ્યાનથી સાંભળજો હરિજન છું હરિજન છું એ માળા કરી હતી તો જે જેનાથી નથી આવ્યું એનાથી કેમ પાછું ફળે તાળું આમ ફરે તો લોક થાય આમ ફરે તો ખુલે કોઈએ માળા કરી નથી છતાં હરિજન મનાઈ ગયું છે બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય કણબી હોય કોળી હોય કોઈએ જપ લઈને સવારમાં માળા કરી છે રાતે સુતા પેલા હું કોળી છું હું કોળી છું હું કણબી છું હું કણબી છું કરી છે આમાં કોઈ એકાદ ઉભો થાય અને છતાં કેવું મનાઈ ગયું છે તો જપથી નથી મનાણું તમે ગ્રહસ્થ છો બોલો નાભી સુધી કરી ગયું છે ને તમને ક્યારે એવું સ્વપ્ન આવે હું સાધુ છું અને જો એવું સ્વપ્ન આવે તો તમે ત્રણ વાર નાઈ નાખો મરી ગયા આ શું છે તો તમે ગ્રહસ્થ છું ગ્રહસ્થ છું એવી રોજ સવારમાં ઊનનું પથ્થરનું પાથરીને માળા કરી લે ના સાંભળજો કોઈ જપથી ફાયદો નથી એવો અનુસંધાનથી દરેક ક્રિયા તમે કરી છે એક એક પગલું માંડો એક એક ક્રિયા જાઓ બજારે જાઓ જુઓ જાગો પરિવારમાં રહો કુટુંબમાં મળો ગામમાં મળો પણ અનુસંધાન રાખીને જાઓ છો કે હું ગ્રહસ્થ છું આ અનુસંધાન છે એ આપણું ગ્રહસ્થપણું કણબીપણું હરિજનપણું દઢ કરાવે છે જપ નથી કરાવતું અનુસંધાન ડોક્ટર હતા એના લગ્ન થતા હતા માંડવામાં બધી વિધિ થઈ પછી ગોર દાદા મંગળામાં વાણેશ્વર મંગળામાં કરોડ દાદા મંડળ મંગળાય રસ્તા મેલાપનો સમય થયો એમ કરીને કન્યાનો હાથ લઈને વરાજાના હાથમાં આવ્યો પણ આ તો ડોક્ટર તે નાડી તપાસવા માંડ્યો આમ નાડી પર હાથ મૂકીને કે એકસો ને બે આટલો બધો ભયંકર તાવ કન્યા બોલી રેવા દે તારી યારે હગાઈ થઈ તે દિનો એકસો બે ત્રણ રે છે એક એક ક્રિયામાં અનુસંધાન કે હું ડોક્ટર છું હું ડોક્ટર છું આ મિનિસ્ટર થઈ જાય પછી એને કેટલું બધું આવી જાય છે હું મિનિસ્ટર છું હશે ને તો આમ જયારે આમ જરી ખસીને પાછું બંધ થઈ જાય કોઈ છે નહીં પાછા નથી ને હે તો સારું અમે આપણે શું આપણે મારે ક્યાંય નહીં તમારે હોય વાંધો હોય મારે થી આપણે સતત અનુસંધાન છે સતત અનુસંધાન હું દેહ છું દેહ છું એટલે દેહરૂપ થઈ ગયા છે હવે એવી સતત જેને આમાં શ્રીજી મહારાજે અગાઉથી સુરત શબ્દ આપ્યો છે સુરતા શબ્દ બહુ જ સરસ છે અનુસંધાન સુરતા જપ નહીં જપ પરમાત્માના નામનો થાય સ્વ સ્વરૂપાનુસંધાનમ પોતાના આત્માના સ્વરૂપનું અનુસંધાન કરવાનું કેવી રીતે સ્થૂળ શરીરમાં અનુસંધાન ભૂખ લાગે તરસ લાગે પીડા થાય ન મળે ત્યારે પોતે એનું અનુસંધાન સતત હોય કે ભાઈ હું આત્મા છું મને ભૂખ તરસ નથી જો ફરક પડી જાય કરવા જેવું છે વૃદ્ધાવસ્થા આવી ગઈ પોતે એમ માને કે મને ગડપણ નથી હું તો આત્મા છું આ અવસ્થા મને નથી અનુસંધાન પ્રવેશ કરે શરીરમાં પીડા હોય અનુસંધાન રાખે કે મને રોગ નથી મને પીડા નથી મને દુઃખ નથી હું આનાથી ભિન્ન છું અને તમે જોજો ખેલાડીઓ રમતા હોય ત્યારે એને પગના અંગૂઠાના નખ નીકળી ગયા હોય તો ખબર નથી હોતી કેમ અનુસંધાન ત્યાં નથી એમ અનુસંધાન જો દેહમાંથી હટાવી લેવામાં આવે અને આત્મ સ્વરૂપમાં જોડવામાં આવે જ્યાં અનુસંધાન જોડાય એ ભાવ પ્રગટ થાય અનુસંધાન મહત્વનું છે અને સુરતા શબ્દ બહુ મીઠો છે આપણે ઉપવાસ જે બોલીએ છીએ ને એ ઉપવાસ તો આત્મ સાક્ષાત્કાર કરવાની બહુ મોટી સાધના છે પણ આપણે ઉપવાસ નથી કરતા આપણે અનશન કરીએ છીએ અનશન જુદું છે અનશન ન ખાવું એટલે અનશન ઉપવાસ અનશન અર્થ નથી થતો ઉપવાસનો અર્થ થાય છે ઉપ એટલે પાસે વાસ એટલે વસવું પોતે પોતાના સ્વરૂપમાં વસવું આત્મ સ્વરૂપમાં સ્થિર થવું એનું નામ ઉપવાસ છે અનશન વ્રતથી આપણે કરીએ તો વ્રતનું જે પુણ્ય હોય માનો કે પાપ નાશ પામે એ બધા વ્રતના જે ફળ હોય એ બધા મળે કારણ કે વ્રતનું અનુસંધાન છે પરંતુ જ્યારે આત્માનું અનુસંધાન આવે ત્યારે આત્મા ભાવનું પ્રગટ્ય થાય અને એ ઉપવાસ કોઈ એકાદશી કે એવા પવિત્ર દિવસો એટલામાં જ નથી થતો હરેક ક્રિયામાં હરેક ઇન્દ્રિયોના ભોગ વખતે હરેક ક્રિયા વખતે દરેક દિવસે આ ઉપવાસને શ્રીજી મહારાજે મધ્યના આઠમાં વચનામૃતમાં જ્ઞાન યજ્ઞ કહ્યો છે એવો ઉપવાસ પોતાના સ્વરૂપમાં વાસ કરતા કરતા દરેક ક્રિયા કરે ત્યારે પોતાની સ્મૃતિ પાછી ફરે ગુણાતીતાનંદ સ્વામી એટલે કહ્યું કે આવું અનુસંધાન જો રાખે તો તલવાર જે મ્યાનમાં ખખડે એવી રીતે એનો સ્થૂળ દેહ છે એ નોખો પડી જાય સૂક્ષ્મ દેહ છે એમાં કામ ક્રોધ લોભ માન અપમાન આ બધા વિકારો છે તો એ બધા વિકારોમાં માન અપમાનમાં રાગ દ્વેષાદિકમાં પોતે વિચાર કરે કે ના હું આ નથી હું આ નથી જુદો છું હું આનો દ્રષ્ટા છું સાક્ષી છું એનું અનુસંધાન રાખે સ્વામી રામતીર્થ જ્યારે બજારમાં નીકળેલા તો અમુક લોકો એને ખૂબ ગાળો આપી ન સંભળાય એવી પણ એ જયારે પોતાની પર્ણકુટીએ પાછા ફર્યા ત્યારે એટલા મસ્તીમાં અને જે અનુયાયીઓ બેઠા હતા સત્સંગ માટે એમને રામ સ્વામી રામતીર્થ વર્ણન કરે છે દેખો દયા દેખો ભૈયા आज तो राम तीर्थ को बहुत गालियां पड़ी मुझे देखने का बहुत मजा आया क्या गालियां पड़ी राम तीर्थ को ओहो हो हो हो हो सुनने का बहुत मजा आया उसका अपमान हुआ देखने का बहुत मजा आया અનુયાયીઓ કે મહારાજ તમે જ સ્વામી રામતીર્થ છો તો કે ના ના ના ના ભૂલ મત જાના मैं रामतीर्थ नहीं हूं ये शरीर का ये नाम है मैं तो उससे परे हूं જો અનુસંધાનનું એક અહીં રસાયણ આની આ વસ્તુ અહિંસા ધર્મથી પણ સહન થાય ક્ષમા ધર્મથી પણ સાધુ સહન કરે તો એ વ્રત થયું વ્રતનું ફળ છે પુણ્ય પાપ પણ આત્માનું અનુસંધાન આવે ત્યારે રામતીર્થ જેવી સ્થિતિ થાય એ અનુસંધાનથી આખી વાત બદલી જાય છે એકાદશી હોય વ્રત કરો ભલે આડો દિવસ હોય તોય ભલે ઉપવાસ જ્યારે આવે છે ત્યારે વાત આત્મા સુધી પહોંચે છે એટલે ગુણાતીતાનંદ સ્વામી સરસ કહ્યું કે જ્યારે માણસ પોતે પુરુષ છું એમ માનશે ત્યાં સુધી એને સ્ત્રી જોશે અને જ્યારે સ્ત્રી છું એમ માનશે ત્યાં સુધી એને પુરુષ જોશે પણ જ્યારે પોતાને આત્મારૂપ માનશે ત્યારે કંઈ જરૂર નહીં પડે આ બધા પરણીને સુખી નથી થતા એનું કારણ શું ખબર સહજ ધર્મથી વિચલિત છે કારણ કે આત્મા નથી પુરુષ નથી સ્ત્રી જે નથી એનો અભિનય કરે સુખ ક્યાંથી મળે સહજ જે પોતાને છે અર્જુને કહ્યું મારે સંન્યાસી થઈ જવું ભગવાન શ્રી કૃષ્ણ કે તારો સ્વભાવ નથી સહજ સંન્યાસી થવાનો તું ક્ષત્રિય છે તું સાધુ થઈને દુઃખી થઈશ એમ પરિણી એટલે દુઃખી થાય છે કારણ કે આત્મા ન તો પુરુષ ન તો સ્ત્રી અને આપણે છતાં પુરુષ અને સ્ત્રી માનીને બધા ગોઠવાય છે એટલે બધા દુઃખી થાય છે પછી ઓલે ઓલાને વાંક કરે ઓલે ઓલાને રકડે નહીં તો શરૂઆતમાં તો જામતા હોય બધા એક જ વાક્ય બોલે રાખતા મંત્રની જેમ ઉપનિષદની જો તમે મારા હું તમારી તમે મારા હું તમારી પછી તું ને તમે નીકળી જાય મારા મારી બધે સહજ ધારમ આત્માનું સૂક્ષ્મ દેહમાં જે કજિયો છે કામ ક્રોધ લોભાદે ત્યારે વિચાર કરે આત્માના અનુસંધાનનો કે આ વિકારો મારા નથી આ ટોળું જુદું છે કારણ શરીરમાં તો કે કારણ શરીર છે શ્રીજી મહારાજે મધ્યના પાસઠમાં વચનામૃતમાં છાસઠમાં કહ્યું અનાદિ અજ્ઞાન રૂપ છે અનાદિ અજ્ઞાન શું છે કરતા ભાવ આત્મા કરતા ભોગતાથી સદંતર અસંગ છે છતાં આત્મા પોતાનું સ્વરૂપ ભૂલીને આપણે દરેક વસ્તુમાં પોતે કરતા ભોગતાનો ભાવ પકડીને બેઠા છીએ એટલે બધી પીડા છે કોઈ પણ કર્મ કરીએ એમાં જો કર્તૃત્વ ભાવ નીકળી જાય હું કરતો નથી હું માત્ર સાક્ષી છું ગમે તેવું કર્મ હોય એનું પાપ લાગતું નથી એમ શાસ્ત્રો કહે છે અને સંતોની અનુભૂતિ બોલે છે પણ જેવા હું કરું છું એવું માને ત્યારે ગીતામાં કહે છે કે બધો સંસાર બધા પાપ બધા દુઃખ બધી સંસ્કૃતિ એને વળગે છે પણ જીવ એનો સ્વભાવ ભૂલી ગયો છે અને કૂદી પડે છે હું કરતા છું હું ભોગતા છું આ પાકિસ્તાની બોર્ડર ઉપર આ બાજુ આપણે ઇન્ડિયન સૈનિકો પડેલા પેલી બાજુ પાકિસ્તાની સૈનિકોની છાવડી પડેલી તે ભારતીય સૈનિક માંથી એક જણો ઉભો થઈ રાયફલ લઈને પેલી બાજુ બોર્ડર ની પેલી બાર ગયા અને ત્યાં બધા પાકિસ્તાની સૈનિકો બેઠેલા ત્યાં જઈને કે આમાં રહેમાન કોણ છે રહેમાન એટલે એક જણો ઉભો થયો અચ્છા રહીમ કોણ છે રહીમ એટલે બીજો ઉભો થયો ભારતીય સૈનિકે દાઢ ઢીસમ ડીસુમ બે ને ઢાળીને આ બાજુ વયું આવ્યો પાકિસ્તાન વાળા કે આવું હાલતું છે આપણે કોક જાવ કે પાછો એક પાકિસ્તાની સૈનિક આ બાજુ આવ્યો એ ભાઈ આમાંથી રામ કોણ છે રામ કોઈ ઊભું જ ન થયું બીજી વાર કીધું ભાઈ રામ કોણ છે રામ કોઈ ઊભું ન થયું બોલ્યો કે આમ કોઈ લાગતો નથી પાછો વળી ગયો પછી પાછો ભારતીય સૈનિક ઉભો થયો રાયફલ લઈને વેલી બાજુ ગયો પાકિસ્તાની સૈનિક ની છાવણીમાં એટલે ભાઈ રામનું કામ કોને હતું આમાં ઓલો કે મને ડિફ્યુમ પાછો હું કરતા છું અહમ છું એ ભાવથી જયારે ઇન્વોલ્વ થાય છે ત્યારે જ મોત છે ભાઈ હું કાંઈ કરતો નથી આ કરતા ભાવ જો સાધુમાં ઘરી જાય ને તો એને દુઃખના પાર નહીં હોય પછી એને માથાકૂટ થાય નાહમ કરતા હરી કરતા એમ કરીને જે જીવનારા છે અર્જુને કેટલું ભારતીય લડાઈમાં કચર ઘાણ કાઢી નાખ્યો પણ હું કરતા નથી કરતા તો મારો નાથ શ્રી કૃષ્ણ છે અને એ નર નારાયણ દેવ તરીકે પૂજાઈ ગયા અકર્તા ભાવથી છે અનુસંધાન સાક્ષી ભાવનું રાખે આવી રીતે ત્રણ દેહમાં અનુસંધાન આત્માનું રાખે અને પરમાત્માની ઉપાસનાનું નામ સ્મરણ કરે ત્યારે સ્થૂળ દેહમાં એનો સાક્ષી બની જાય જાગ્રત અવસ્થામાં સાક્ષી બની જાય સ્વપ્ન અવસ્થામાં સાક્ષી બની જાય સુસુપ્ત અવસ્થાનો સાક્ષી બની જાય અને જ્યોતિ પરમ જ્યોતિ રૂપે પોતાનું દર્શન થાય અને એમાં પરમાત્માનું દર્શન થાય ત્યારે આ સ્થિતિમાં શ્રીજી મહારાજે કહ્યું કે ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પર એવો આત્મસત્તા રૂપે પોતે નિરંતર વર્તે એ જળ ભરતને કહેવામાં આવે કે જાઓ પાણી વાળો તો પાણી વાળવા માટે કેરામાં આડો માટીનો પાળો બાંધવાનો હોય તો ભરતજી મહારાજ કે આ માટીને મારું શરીર પણ માટી છે આડા સુઈ જાય ક્યારો ભરાઈ જાય ઉભા થઈને બીજા ક્યારા પાસે સુઈ જાય કારણ કે માટી ભાવ છે ત્રણ દેહથી પર વર્તે છે એનો અર્થ એવો નથી કે આવી રીતે ખેડૂએ પાણી વાળવું જોઈએ પણ એને દેખાઈ ગયું કે આ માટીનો પિંડ છે આ એ વર્તે છે આત્મસત્તા રૂપે વર્તે છે શરીરને એ વ્રણવત સમજે છે ગુમડા જેવું જાણે છે સુખદેવજી મહારાજ દિગંબર દશામાં વર્તે છે ફરે છે આત્મસત્તા રૂપે વર્તે છે કોઈ અને ગાળી ગલોજ કાદવ કીચડ અપમાન બધું કરે છે એ પરમહંસી દશામાં બ્રાહ્મી દશામાં હસતા હસતા ચાલ્યા જાય છે એ મહાવીર સ્વામી એ જ દશામાં ચાલ્યા જાય છે સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરે છે ગંધર્વ કન્યાઓ દિગંબર છે છતાં સુખદેવજી નીકળે છે તો વસ્ત્ર પહેરતી નથી કારણ કે સ્ત્રી પુરુષનું માન નથી આ ત્રણ દેહથી પર વર્ત્યા અહીંયા મોટે ભાગે હવે એક થોડીક જ વાત છે અહીંયા મોટે ભાગે ધાર્મિક સમાજમાં અરે એક આ વાત છે આખા એમાં આટલું જ કહેવાય છે કે ભાઈ આત્માને જાણી લ્યો બ્રાહ્મી દશા પ્રાપ્ત કરી લ્યો આત્મ સાક્ષાત્કાર થયો બધી વાત પૂરી થઈ ગઈ એનાથી આગળ કશું પામવા જેવું નથી અહીંયા આત્મનિષ્ઠામાં શ્રીજી મહારાજ એ વાત ઉમેરે છે કે આત્મા સત્તા રૂપે પોતા નિરંતર વર્તે અને પોતાથી પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે અધૂરું છે આત્મજ્ઞાન આત્મજ્ઞાન તો એક વેસલ વાસણ ફાઉન્ડેશન છે પાયો છે એટલે લોયાના સાતમામાં મધ્યના ત્રીજામાં મધ્યના પાસઠમાં મધ્યના છાસઠમાં શ્રીજી મહારાજાની છણાવટ બહુ કરે છે કોઈ જિજ્ઞાસુ વાંચી લેવું એમાંથી ટૂંકમાં શ્રીજી મહારાજે બહુ સરસ લોયાના વચરાત સાતમાં કહ્યું કે બ્રહ્મરૂપ થયો એને પણ પરબ્રહ્મની ઉપાસના ભક્તિ કરવી તે બાકી રહે છે બ્રહ્મરૂપ થઈને જયારે પુરુષોત્તમની ભક્તિ નથી કરતો તો એનું અત્યંત કલ્યાણ થયું ન કહેવાય એ તો જ્યારે પોતાના આત્માને બ્રહ્મ સંગાથી એકતા કરીને પરબ્રહ્મની જયારે ઉપાસના કરે ત્યારે ખરું આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થયું પછી સરસ સમજાયું કે સૌનકાદિક ઋષિઓ છે બ્રહ્મ સ્વરૂપ છે બ્રહ્મ દશાને પામ્યા છે બ્રાહ્મી દશાને પામેલા છે છતાં નિરંતર સુતપુરાણી પાસે ભાગવત કથાનું શ્રવણ કરે છે ભગવત કથાનું શ્રવણ કરે છે શા માટે કરે છે તો કારણ કે પરબ્રહ્મની ભક્તિ કરવી બ્રહ્મરૂપ થયો એને આવશ્યક છે છે ને છે જો બ્રહ્મનિષ્ઠ થયા પછી ભક્તિ નથી કરતો તો એ બ્રહ્મ જ્ઞાન શ્રીજી મહારાજ કહે કેવું છે તો કે બહુ પ્રકારના વ્યંજન અને ભોજન બનાવ્યા હોય ને એમાં મીઠું ન હોય સોલ્ટ ન હોય લવણ ન હોય અને જેવું નકારું લાગે બેસ્વાદું લાગે એવી રીતે કેવળ બ્રહ્મ જ્ઞાન છે એ પુરુષોત્તમ પર બ્રહ્મની ઉપાસના વગર બેસ્વાદું છે નકામું છે એટલે તો સુખદેવજી મહારાજ ભાગવત ભણ્યા છે પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા ગૃહત ચેતા રાજર છે આખ્યાનમ યદધિતવાન શા માટે સુખદેવજી ભાગવત ભણ્યા તો બ્રાહ્મી દશામાં વર્તતા હતા પરબ્રહ્મની ભક્તિ બાકી રહે છે અને એવો બ્રહ્મ થઈને જયારે પરબ્રહ્મને ભજે છે ત્યારે શ્રીજી મહારાજ કહે કેવળ જ્ઞાની છે બ્રહ્મનિષ્ઠ છે એ બ્રહ્મ સુમાં લીન થાય છે અને જે બ્રહ્મ થઈને પરબ્રહ્મની ભક્તિ કરે છે એ એ ચૈતન્યનો દેહ પામીને પરબ્રહ્મનું રસનું આસ્વાદન કરે છે અને અપાર અનંત ઐશ્વર્યોના સુખને પામે છે મમ સાધર્મ માગતા આપણે ત્યાં આપણે સુખદેવ ભરતની વાત કરીએ આપણે ભરત જડ ભરતજીની સુખદેવજીની પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ આત્માનંદ સ્વામી એ સ્વરૂપાનંદ સ્વામી એ શતાનંદ સ્વામી એ વ્યાપકાનંદ સ્વામી એ ગોપાળાનંદ સ્વામી હે બ્રહ્મનિષ્ઠ પુરુષો છે પરંતુ દેખો પરબ્રહ્મની એની જે ઉપાસના છે એટલે એની તાકાત પણ જો ભેદ છે શ્રીજી મહારાજ પરમહંસો સાથે ભુજના હમીર સરોવરમાં સ્નાન કરવા માટે ઉતર્યા બધા પરમહંસો હરિભક્તો સ્નાન કરી લીધું શતાનંદ સ્વામી એટલે કે સંતદાસજી નીકળ્યા નહીં એટલે બધા સંતો ચિંતા કરી મહારાજ આપણે તો ચાલતા થઈએ પણ જે સંતદાસજી નીકળ્યા નથી ભગવાન સ્વામિનારાયણ કહી એની ચિંતા કરો માં એ અહીંથી નીકળીને બદ્રિકાશ્રમ નરનારાયણ પાસે ગયા છે જાઓ અને એ સંતદાસી ત્યાંથી ક્યાં વયા ગયા એવી અવધૂત દશામાં વસ્ત્ર ખરી ગયા હોય ફરતા હોય એવી રીતે ઘૂમતા ઘૂમતા જેતલપુરના તળાવની પાળ ઉપર બેઠા હતા ત્યાં જેતલપુરના સ્વામિનારાયણ ભગવાનના સારામાં સારા સત્સંગી આષ્ટીભાઈ નીકળ્યા ને એમણે આમને દિગંબર અવસ્થામાં જોયા એટલે એમણે પાસે જઈને સાધુ પુરુષ જાણી અને પ્રણામ કરીને કહ્યું કે મહારાજ મોક્ષ જોઈતો હોય ને તો આમ કૂતરાની જેમ ઉઘાડા રખીડે ન મળે હોય એવા સત્પુરુષને ખોળો અને આજ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે મોક્ષ જોઈતો હોય તો એની પાસે જઈને પગમાં માથું મૂકો રોકડા રૂપિયાની જે મોક્ષ મળશે બાકી કપડાં ફેંકી દેવાથી કઈ નિર્ગુણ નથી થઈ જવાતું એને તો ગગલાવા માંડ્યા હતા સંતદાસજી પૂછ્યું કે મોક્ષની ઈચ્છા છે સંતદાસજી માથું હલાવ્યું તો કે ચાલો અહીંયા અમારા સંતો બેઠા છે એ વખતે વ્રજાનંદ સ્વામીનું મંડળ આસજીભાઈને ઘેર ત્યાં લઈ આવ્યા હવે દિગંબર અવધૂત દશા કેટલાય વખત બદ્રિકા આશ્રમ બાજુ નીકળી ગયેલા દિવ્ય દશામાં પાછા આવ્યા બેઠા સામે વ્રજાનંદ સ્વામીની સામે વ્રજાનંદ સ્વામી પણ એ જ ઉપદેશ આપવા માંડ્યા કે કલ્યાણ આમ ના થાય પછી ધીરે રહીને સંતદાસજી બોલ્યા કે સ્વામી શ્રીજી મહારાજ કાર્યાણી બિરાજે છે તો આપણે ત્યાં જઈશું વ્રજાનંદ સ્વામી કે તમે સંતદાસજી છો એકદમ કપડા પહેરાવી દંડવત પ્રણામ કર્યા બાપજી મહારાજ ભૂલ કરો અમે તમને ગગલાવ્યા અમે તો બાળક કહેવાય તમારી આગળ અને બધા કાર્યાણી ગયા છે ક્યાં બેઠા દેખે છે ક્યાં બેઠા છે નિરાવરણ દ્રષ્ટિ છે નિરાવરણ દેહ છે એ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના છે અરે બીજાને આપી શકે ઐતિહાસિક ઘટનાઓ છે ને અબડાસા તાલુકા કચ્છના ધ્રુફોય ગામનો એક આઠ વર્ષનો છોકરો પોતાને ખેતરે હતો અને આ સ્વતાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી અને વ્યાપકાનંદ સ્વામી સંતો નીકળ્યા છોકરો સ્વભાવવશ સાધુઓને પગે લાગ્યો અને કહ્યું બાપજી અમારે અત્યારે આ પોંક તૈયાર થયો છે તો તમે પોંક ખાશો એટલે સાધુઓને ભાવથી બેસાડીને પોંક એરંડાના પાંદડામાં પોંક આપ્યો ઘઉંનો એ સાધુએ જેમાં સદાનંદ સ્વામી આ છોકરાની ભાવના જોઈને ખુશ બહુ થયા અને કહ્યું કે બેટા માગી લે તારે જોતું હોય માગી લે જોજો હો બ્રહ્મ થઈને પરબ્રહ્મની ઉપાસના કરે એની તાકાત જોજો છોકરા માગી લે તારે શું જોઈએ છે પેલો છોકરો કે સ્વામી મને કઈ ખબર ન પડે શું માગવું તમને વહાલું હોય ને એ મને આપી દો ઓહો ત્યારે સતાનંદ સ્વામી બોલ્યા બેટા બેટા જાગ્રત સ્વપ્ન સુસુપ્તિમાં બહાર કે અંદર અખંડ પુરુષોત્તમ ભગવાન ને દેખું છું જા એ સામર્થ્ય મેં તને આપ્યું જા એ છોકરો સાધુ થયા અચ્યુત દાસજી થયા અને તમે જુઓ છો કે ભુજમાં અને કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં એ આવતા જતા અને ત્યાં બેઠા થકા ભુજનું કહેતા ભુજમાં બેઠા થકા કાળુપુરનું કહેતા બધા ઉત્સવ સમય અને નિરૂપણ કરતા યથાતથ વર્ણતા આવા એક નહોતા એટલે હું ફરીથી કહું છું સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ ટીકા કરનારા હોય એને થોડો સ્વામિનારાયણીય એવા સાચા સાધુઓ પાસે બેસીને એનો સમાગમ કરી અને પછી નિવેદનો કરવાની જરૂર છે એક નહોતા આવા સાધુ કેટલી મહિલાઓ એ કરિયાણાના મીણબાઈ હોય ભુજના લાધીબાઈ હોય જીવબા હોય લાડુબા હોય કરણીબા હોય હા એ પરોતભાઈ હોય ગોવર્ધનભાઈ હોય અરે અમદાવાદના મુસલમાન તાઈ શ્રીજી મહારાજને એક વાર દર્શન થયું ને શ્રીજી મહારાજને કહ્યું કે મારે તો આપનો શરણાગત થવું છે મહારાજે કહ્યું તમે મુસલમાન છો કેવી રીતે થશે તો કે મારે તમે આપ એક લગ્ન લાગી છે મંત્ર ગ્રહો સ્વામિનારાયણ બસ જપ કરતા રહ્યા જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે રહ્યા ગુણાતીતાનંદ સ્વામીનું એક જ અનુસંધાન નિજાત્માનમ રૂપમ એમ સમજીને ભજન કરો તે સ્વામીની સાથે ત્યાં રહેલા ઉનામ ગયા ઉના ગામ છે ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં ચાર વાગ્યે સંતો સાથે નીકળવાનું થયું મચ્છુંદરી નદીએ સ્નાન કરવા માટે તો આ ડોસાતા મુસ્લિમ હતા જુનાગઢ મંદિરમાં રહેતા સ્વામિનારાયણ ભગવાનનો જપ કરતા આત્માના અનુસંધાન સાથે ક્યાં ગતિ ક્યાં પુરુષોત્તમ નહીં ઓહો ધ્યાન કરીને બેઠા હતા એટલે બધા હરિભક્તો સંતોને થયું કે ભલે ધ્યાન કરે આપણે સ્નાન કરીએ બહાર નીકળ્યા એટલે પેલા મંદિરમાં જે હરિભક્તો સંભાળતા હોય એને સ્વામીએ કીધું કે તાળું મારી દેજો બહાર એટલે કયું કાંઈ ભગત બેઠા છે ને તો કે એ હોય કે ન હોય બધું સમાન છે એટલે તાળું મારી દો તાળું મારીને નીકળ્યા સ્વામીને બતાવવું હતું કે આવો સામાન્ય જેને તમે થાગા થાબડા જેવો હરિભક્ત માનો છો પાર્ષદ માનો છો એ એવો નથી મછુંદરી નદીએ જ્યાં સંતો હરિભક્તો સાથે પહોંચ્યા તો ત્યાં ડોસા થાય તો સ્નાન કરીને કપડાં ધોતા હવે જેને તો તાળમ પૂરીને આવ્યા છે નિરાવરણ દેહ દશા આવા કેટલાય ભક્તો નહીં આ જોગી સ્વામી બેઠા છે આ માધવપુરી સ્વામી બેઠા છે અમેરિકા જવાનું હતું પેલા લોકો કે તમે એમ્બેસીમાં એ પુરુષને લાવો તો જ વિઝા મળે સ્વામીનું એવું શરીરને કે ત્યાં લઈ જવાય ક્યુમાં ઉભા રાખી શકાય એવો આપણે આગ્રહ પણ ન કરાય આગ્રહ કરો તો નામ પાડી દે મારે જવું જ નથી અને આ લોકોનો આગ્રહ ત્યાં અને અહીંયા મૂંઝવણ થાય પણ એક દિવસ સ્વામી માધવપુરી સ્વામી એમને પગે લાગવા જોગી સ્વામી પાસે ગયા ત્યાં સ્વામી કે શાસ્ત્રી એ આપણે સિક્કા થઈ ગયા કે જો બોલો એ અહીંયા બોલે છે રાજકોટમાં અને મુંબઈની એમ્બેસીમાં સિક્કા લાગે છે વિચાર કરો નિરાવરણ દ્રષ્ટિવાળો બાપ તો આજ મારીને તમારી વચ્ચે બેઠો છે અખંડ પુરુષોત્તમની ઉપાસના છે એનું સામર્થ્ય છે એટલે એક એક ભક્તોના ઇતિહાસ એના સંપ્રદાયનું યથા જયારે અભ્યાસ કરીને માણસે કેવું જોઈએ કોઈ વ્યક્તિએ કે સ્વામિનારાયણ ભગવાન શું છે કોઈ ગુરુમુખી નથી ખાલી વ્યવહાર કુશળ સંપ્રદાય નથી કેવળ આચાર સુધીનો સંપ્રદાય નથી મહામોક્ષ મૂલક અને પરબ્રહ્મની ઉપાસના કરનારો આ સંપ્રદાય છે એના હું તમે વારસદાર છીએ તો હવે ઇન ટૂંકમાં છેલ્લે કે આવી બ્રહ્મદશાને અનુસંધાન સાથે જે પરબ્રહ્મની ઉપાસના કરે છે એ પરમ આત્યંતિક કલ્યાણ છે એને મહારાજ અંતિમ આત્મનિષ્ઠા તરીકે વર્ણવે છે તો પહેલો પાયો છે કે આપણે મર્યા પછી પણ રહીએ છીએ સમાપ્ત થતા નથી એટલે હવે જીવનમાં બદલાવ કે ભાઈ એક એક પગલું વિચારીને મૂકો એક એક કાર્ય વિચારીને કરો નીતિ અનિતિ વિચારીને રાખો ધર્મ અધર્મ સમજીને પ્રવેશ કરો નહીતર જવાબ આપણે જ દેવાના રહેશે એવો સ્વીકાર કરીને આત્મા એ હું સતચિત આનંદ છું એના અનુસંધાન સાથે હું કરતા ભોગતા નથી એના અનુસંધાન સાથે રવાગ દેશ અને મોહ ઈર્ષા એ મારો સ્વભાવ નથી એનાથી પર થઈને આપણે ભગવાનની ઉપાસના કરીશું ત્યારે પરમ આસ્વાદ અને પરમ મુક્તિને આનંદને પામીશું ભગવાન શ્રી હરિ આપણને એવી સૂઝબૂઝ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ